થઈ ગયા લગ્ન થઈ ગયા તેમને વિદાય આપી પછી તે ભગવત ભક્ત પાસે ગયા અને કહ્યું કે હવે મારે મારી પુત્રીને ઓળખવી હોય તો કેવી રીતે ઓળખું અને એને બોલાવી હોય તો કેવી રીતે બોલાવું તો એમણે કહ્યું કે તમારા જમાઈઓને પૂછી લેજો તો એક જમાઈને બોલાવ્યો અને એમને પૂછ્યું કે મારી પુત્રીનો સ્વભાવ કેવો છે એણે કીધું કે બધું બધી રીતે બરાબર છે પણ તે ઘરે ભસે છે એટલે તે તેનો કૂતરી જેવો સ્વભાવ છે પછી બીજાને બોલાવ્યો બીજાને કહ્યું કે મારી પુત્રીનો સ્વભાવ કેવો છે તો તેણે કહ્યું કે બધું બરાબર છે પણ બીજાને પણ અને મને પણ લાતો મારે છે ગધેડીની એટલે તેનો ગધેડી જેવો સ્વભાવ છે અને ત્રીજાને બોલાવ્યો તો ત્રીજાએ કહ્યું કે બધી રીતે બરાબર છે પણ ઠાકોરજી માટે જે પણ લઈએ છીએ લાવીએ છીએ તે પણ બધું ચાટી જાય છે અને બધું લઈ લે છે તો એનો બિલાડી જેવો સ્વભાવ છે પછી ચોથા સમયને બોલાવ્યો તો ચોથાએ કહ્યું કે સાક્ષાત લક્ષ્મી છે કોઈ દેવી છે એટલે તે બ્રાહ્મણને ખબર પડી ગઈ કે આ જ મારી પુત્રી છે એટલે એટલે પછી તેને જ બોલાવતા અને પછી શ્રી ગુસાઈજીએ સુમનદાસજીને કહ્યું કે તમારી ભત્રીજી પણ આવી જ તમારા સંગથી કૃપાપાત્ર થશે કૃતાર્થ થશે એવા ભગવદીય શાસ્ત્રાજીનો કૃપાપાત્ર થશે સુંદર જેમને જે કઈ કહેવું હોય સ્ટાર્સિસ કરીને બોલો તમને શું લાગ્યું આનાથી શું સમજાયું ભગવદીય જે પણ કહે છે તેને આપણે માનવું જોઈએ તેમની આજ્ઞા અને અને જે કહે છે તે તે સાચું જ પડે છે અને તેના ઉપર શ્રી ઠાકોરજીની ખૂબ કૃપા હોય છે આજે ક્વેશ્ચન આન્સર મોડ નથી કરી રહ્યા જે જોડાયા હો હિલાગ મુદિત એ લોકોને જે કહેવું હોય તો સાર્થિક બોલો હેલો જેજે હા બોલ જેજે મને એ વાત ખબર પડી કે કુમનદાસજીના સાત બેટા માંથી પાંચ બેટા ને સાત ની બહુ હતી તો પણ કોઈ ભગવદી કોઈ એટલે એની ઘરની સ્ત્રી બી હતી તે કોઈ ભગવદીય નતું એટલે એવું જરૂરી નથી કે ભગવદી એના કુટુંબ વાળા બધા ભગવદીય હોય સાચી વાત છે અને આપણે આપણી છાપ બીજાના સામે અને બધાના ઉપર આપણે સારી છાપ રાખવી જોઈએ અગર આપણે આપણી ખોટી છાપ લાગે તો આપણા આખા કુટુંબ નું ખરાબ લાગે જે જે મનામાંથી એ વાત ખબર પડે છે કે અગર આપણે આ મનુષ્ય જન્મમાં કઈ સેવા ન કરીએ તો આખો મનુષ્ય જન્મ વૃથા છે એટલે જેમ કે કુંભકરણ ને બધા રાક્ષસ હતા એમને એમનો આખો જન્મ વૃથા જ ગયેલો એટલે આપણે કશું બી કરીને થોડી બી સેવા તો કરવી જ જોઈએ તો જ આપણે મનુષ્ય કહેવાઈએ આમાંથી એ વાત થી મેં કહ્યું કે આમાં જેવી રીતે તેમની એક પુત્રી હતી અને બીજા ત્રણ પશુઓને પકડ્યા હતા એ ભૂલથી તો તેમની છાપ બરાબર ન હતી તો એના ઉપરથી કહું છું કે બહારની કે આપણે આપણી છાપ સારી રાખવી જોઈએ બીજા ઉપર બીજા ઉપર ને આપણા ઉપર સાચી વાત જે જે મને આમાંથી એ વાત સમજ પડે છે કે જે ભગવદીય હોય એ કોઈ પણ ડિસિઝન લે તો એ રાઇટર લે ને આપણે એમની વાત માનવી જોઈએ અને આપણે કોઈ આપણું કોઈ પણ ડિસિઝન જલ્દીમાં ના લેવું જોઈએ આ પ્રસંગમાંથી આ વાત કેવી રીતે નીકળે છે જે જે કે જે બ્રાહ્મણ હોય છે તો ચારેને ચારે દિશામાં મોકલે છે એની કરતા એ કોઈ એકને જ મોકલતો તો સારું થાત કેમકે પછી ચારે દિશામાં જાય તો ગડબડ તો થવાની જ હતી એટલે આપણે જેને આપણે કાર્ય સોંપીએ તેના ભરોસા ભરોસાપૂર્વક કાર્ય સોંપીએ એટલે તેના ઉપર ભરોસો રાખવાનો એટલે આને ભરોસો ના રાખ્યો અને બીજાને કેતા રહ્યો ચાર કર્મ થી જ ઓળખાઈએ કે કોણ છીએ આપણે સાચી વાત છે પ્રણામ જજે મને આમાંથી એ વાત થઈ લાગી કે આપણે શ્રી ઠાકોરજી કે ઈશ્વર પર હંમેશા આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે હંમેશા આપણું સારું કરશે અને બીજી વાત એ થઈ લાગી કે કુંભનદાસજીની કૃપાથી એમની ભતીજી ઘણી કૃતાર્થ એટલે એમના સંઘથી એ ઘણી કૃતાર્થ થશે હા હા સાચી વાત આમાંથી એક પ્રશ્ન આવ્યો કે આપણે અમને આવે છે કે કર્મથી જ આપણે ક્ષત્રિય કે વૈશ્ય કે શુદ્ર કે બ્રાહ્મણ કહેવાય છે એવું છે કે નહીં ક્યાં આવે છે ભણવામાં આવે છે સ્કૂલમાં હા ના કેમ કે આ પ્રસંગમાં આવે છે ને કે કર્મથી રાક્ષસ હા એટલે માણસ થયા તો શું થયા પણ કર્મ એવા હોય તો માણસ હોવા છતાં પણ રાક્ષસ જ થયા એમ તો એની વાત સામે લાગુ પડે છે એટલે વર્ણ વ્યવસ્થા જે છે આપણે ત્યાં એના વિષયમાં શાસ્ત્રનો એવો નિર્ણય છે કે જે વર્ણમાં આપણે પેદા થયા હોઈએ માતા પિતા એ વર્ણ ના હોવા જોઈએ બીજું શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એ વર્ણના શાસ્ત્રી સંસ્કાર એ બાળકના થવા જોઈએ એટલે જાત કર્મ સંસ્કારથી લઈને તે ગર્ભાધાન સંસ્કારથી કરી અને જનોય સંસ્કાર સુધીના સંસ્કાર થયા પછી એ સંસ્કારના અનુરૂપ શાસ્ત્ર જે કર્મ બતાવે છે વેદાધ્યયન સંધ્યાવંદન વગેરે એ પણ એ વર્ણના થવા જોઈએ અને આગળ જઈને જ્યારે આજીવિકા કમાવાનો પ્રશ્ન આવે તે વખતે પણ એ વર્ણની જે નક્કી કરેલી આજીવિકા છે તે આજીવિકા કરતા હોવા જોઈએ આ ચાર વસ્તુ ભેગી થાય તો એ વર્ણ કહેવાય એટલે સમાન વર્ણના માતા પિતા એ વર્ણના સંસ્કાર એ વર્ણના શાસ્ત્રીય કર્મો અને એ જ વર્ણની આજીવિકા જન્મ સંસ્કાર કર્મ અને આજીવિકા જન્મ સંસ્કાર કર્મ અને આજીવિકા આ ચાર વસ્તુ ભેગી થવી જોઈએ તો એની અંદર કઈ ગડબડી થાય તો એ વર્ણમાં હાનિ આવે પણ શાસ્ત્રમાં એવું એવો મત નથી શાસ્ત્રનો કે કોઈ ક્ષત્રિય બ્રાહ્મણ નું કાર્ય કરે તો એ બ્રાહ્મણ બની જાય કે બ્રાહ્મણ નું કાર્ય કરે તો એ ક્ષત્રિય કહેવાય એવો શાસ્ત્રનો અભિપ્રાય નથી બીજા કોઈને કેવું છે કઈ જે જમાનામાંથી એવા થાય કે આપણે ભગવદીયનો સંગ કરવો જોઈએ એટલે ભગવદીયના થી આપણો આપણો કૃતાર્થ થઈ શકે આપણે સાચી વાત છે બીજું બનામાંથી એક પ્રશ્ન છે કે અહીંયા કીધું કે આપણે અગર મનુષ્ય નહીં કે અગર આપણે શ્રી ઠાકોરજીની સેવા નહીં કરીએ તો પણ અગર આપણે પણ ઠાકોરજી તો થોડા એવા જીવો બન્યા છે કે જેમની સેવા ન કરે તો પછી એવા જીવો મનુષ્ય નહીં કહેવાય બોલો વિચાર કરો શું લાગે છે કોઈને આવના લગ્ન માટે કેવું હોય તો કહો ફરીથી કે અહીંયા સમજ્યા નથી કે એટલે એટલે અહીંયા તેવું કે છે કે જે આપણે મનુષ્ય નહીં કહેવાય અગર આપણે શ્રી ઠાકોરજીની સેવા નહીં કરીએ તો પણ શ્રી ઠાકોરજી એવા થોડા જીવ બનાવ્યા છે જે લોકો એમની સેવા ન કરે તો પછી એ મનુષ્ય નહીં કહેવાય જીવો જો એમાં ધ્યાનથી એ સમજો કે કોઈને આપણે મનુષ્ય કહીએ કે ન કહીએ એ મનુષ્ય જો છે એના બે હાથ પગ માથા આપણા જેવો દેખાવ જન્મ તો એ દેખાવથી મનુષ્ય છે પણ આપણી જે અપેક્ષા છે મનુષ્ય હોય તો આવો હોવો જોઈએ એ આપણી અપેક્ષા એમાં પૂર્ણ નથી થઈ રહી એટલે આપણે એને એમ કહી રહ્યા છીએ કે શરીર એવું મળ્યું તો શું થયું પણ તું મનુષ્ય ન કહેવાય એટલે ગુણો જે છે મનુષ્ય જેવા એમાં નથી એ અર્થમાં આપણે એને એમ કહીએ છીએ કે મનુષ્ય નથી અહીંયા દ્રષ્ટાંતમાં આવ્યું ને કોઈ કૂતરા જેવા લક્ષણ છે કોઈમાં ગધેડા જેવા છે કોઈમાં બિલાડી જેવા છે તો શરીર દેખાવ તો સ્ત્રી જેવો જ છે પરંતુ લક્ષણો એવા છે એટલે એને એમ કહ્યું સમજાયું જી અને જય બરાબરથી એ વાત ખબર પડે છે કે આપણે કોઈ પણ દિવસ કોઈ બીજાનો આશ્રય નહીં કરવો જોઈએ એટલે આ બ્રાહ્મણે ચારો જણને કીધું તો એને ચાર ચારો મળી ગયા આપણે કોઈ પણ એક જ વસ્તુ ચૂઝ કરવાની આપણને જે બી કરવું હોય સાચી વાત છે બહુ સુંદર ચર્ચા કરી બધાએ આજનો ક્રમ અહીંયા રાખીએ પ્રણામ વિજયચંદ્ર પ્રણામ પ્રણામ હા કેસ સંભળાતો કેમ નથી સંભળાતો કેમ નથી જોઈન થયું છે હા જે જે બરોડા થી અર્પિતા બોલું દંડવત જોઈન થઈ ગયા છે વિદ્યાપીઠ પરથી હા રાજ્ય દંડવત પ્રણામ બરોડા થી જિજ્ઞા બોલું હા જિજ્ઞા જે જે દંડવત પ્રણામ બરોડા થી શીલા બોલું હા જે જે દંડવત પ્રણામ હાલોલ થી રમીલા બોલું છું હા છેલ્લે આપણે વિવેક ધરાશ્રય ગ્રંથમાં વિવેક સુધીના આઠમા શ્લોક સુધી કર્યું હતું ધૈર્યના વિષયથી છઠ્ઠા શ્લોક થી આજે કરવાનું છે જેની પણ વારી હોય એ કરો હા જે જે બરોડા થી મારો અર્પિતાનો વારો છે કરું છું હા એક મિનિટ હવે અર્પિતાબેન સિવાય બધા પોતાના ફોન ને મ્યુટ કરી દો આ વિવેકના વિષયને એક વખત સમરાઈઝ કરીને પછી કરો આગળનો શ્લોક એટલે પાંચે પાંચ શ્લોક નો સમારાઈઝ કરું છે જે હા એટલે વિવેક ના વિષયમાં જે મહાપ્રભુજીએ પેલા વ્યાખ્યા આપી અને પછી ચાર અવિવેક બતાડ્યા એટલું સમરાઈઝ કરીને ને પછી ધૈર્યના સબ્જેક્ટ ને કરો સ્ટાર્ટ એટલે આગળ મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં જે વિવેક શોર્ટમાં બતાવ્યો તે અહીંયા એની મહાપ્રભુજી વિસ્તારથી વ્યાખ્યા કહી રહ્યા છે અને વિવેક ધૈર્યાશ્રયમાં એટલે ભક્તિરૂપી બીજની દ્રઢતા માટે જ આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં પ્રભુજીએ રચેલો છે તો એમાં નવ નવ પ્રકારના વિવેક બતાવ્યા એમાં સૌથી પહેલો વિવેક અહીંયા પ્રભુજી કહી રહ્યા છે કે અત્યારે નવ ને છોડી દો ચાર મુખ્ય જે અવિવેક મહાપ્રભુજી બતાડ્યા ને એવી રીતે આને લઈ લો ટીકામાં જે નવ પ્રકાર બતાડ્યા છે એને મૂકી દો મૂળ શ્લોકમાં જે બતાડ્યું છે ને એને લઈ લો પહોંચી જશે એટલે આ પ્રભુનો આશ્રય રાખવો એટલે હરિ સર્વ નિજેચ્છા તો કરી શકતી એ પહેલો વિવેક છે એવી રીતના જ લઉં ને જેજી હા એટલે હરિ સર્વ નિજેચ્છાતા કરી શકતી આ મહાપ્રભુજીએ વિવેકની વ્યાખ્યા કરી કે વિવેક કોને કહેવાય એટલે વિવેક નો સામાન્ય અર્થ પણ છે આપણે પણ જે રીતે વિવેક ને સમજે સારા નરસાનો વિવેક હોય કે આવી રીતે કરો તો આને વિવેક કહેવાય આવું વર્તન હોય તો અવિવેકી કહેવાય તો એ બધી વ્યાખ્યાઓ નહીં પણ મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગના સંદર્ભમાં વિવેક કોને કહેવાય તો એની વ્યાખ્યા મહાપ્રભુજી એવી રીતે આપી કે પ્રભુ બધું પોતાની ઈચ્છાથી જ કરે છે એવું વિશ્વાસ રાખવું કે આવી ભાવના રાખવી એ વિવેક છે એ પુષ્ટિમાર્ગ વિવેકનું સ્વરૂપ મહાપ્રભુજીએ પહેલા શ્લોકમાં સમજાવ્યું એવા છોડીને આપણે આપણા પ્રયત્નો ન કરવા જોઈએ ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ એ પ્રથમ વિવેક થયો પછી સર્વેશ્વર શરૂઆતમાં જે નવરત્નમાં કીધું તે અહીંયા મહાપ્રભુજી એવી રીતના સમજાવી રહ્યા છે કે પ્રભુ અંતર્યામી છે એટલે એમના પાસે આપણે કદી કોઈ પણ પ્રકારની પ્રાર્થના ન કરવી જોઈએ એ બીજો વિવેક ની રીતે લીધો પછી આગળ નેક્સ્ટ શ્લોકમાં અહીંયા એટલે સૌથી પહેલું વિવેક છે પ્રાર્થનાનો ત્યાગ કરવો બીજું વિવેક છે અભિમાન ત્યાગ કરવો એના એના હેતુ મહાપ્રભુજી આપ્યા છે કે પ્રાર્થનાનો ત્યાગ કેમ કરવો જોઈએ એ આપણે સમજ્યા હતા બીજું વિવેક કીધું કે અભિમાન અભિમાનનો ત્યાગ કરવો જોઈએ એના હેતુ શ્રી મહાપ્રભુજી આપ્યા એની વચ્ચે મહાપ્રભુજી એ વાતને કીધી કે જો કોઈ વિશેષ આજ્ઞા પ્રભુની થાય તો એને કેવી રીતે સમજવી જોઈએ તો ત્યાં મહાપ્રભુ જે કીધું કે જીવ વિષયક હોય તો એને પરીક્ષાર્થ સમજવું અને પ્રભુ સુખાર્થે અગર હોય તો આજ્ઞાનું પાલન કરવું જોઈએ ત્રીજું વિવેક મહાપ્રભુજી બતાવ્યું કે દુરાગ્રહનો ત્યાગ કરવો જોઈએ કોઈ પણ વિષયમાં અને ચોથું વિવેક બતાડ્યું કે હઠનો પણ ત્યાગ કરવો જોઈએ એ ચાર વિવેક શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં બતાડ્યા હવે સમજાયું હા દીદી હા હવે કરો આગળ છઠ્ઠો શ્લોક હા જી દીદી त्रिदुःखसहनं धैर्यम् आमृते सर्वतः सदा तक्रवत् देहवद् भाव्यं जडवत् गोपभार्यवत् ભાવાર્થ મરણ જતો કષ્ટ આઈ જાય તહા તાઈ અથવા આયુષ્ય રહે તહા તાઈ આધિભૌતિક આદિક એટલે આધ્યાત્મિક આધિદૈવિક બધા ઇન્ક્લુડ કર્યા તીનો પ્રકાર કે દુખન કો સબ દેહસુ સદા સહન કરનો તાકો નામ ધૈર્ય હૈ એટલે મરણ જેવું દુઃખ આવી જાય તો પણ અથવા આયુષ્ય રહે ત્યાં સુધી આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદેવિક એ ત્રણેય પ્રકારના દુઃખોને બધી જ રીતે હંમેશા સહન કરવું તેનું નામ ધૈર્ય છે ટીકા એટલે દેહ સંબંધી જો દુઃખ હોય તો આધિભૌતિક કામાદિકન શું ઇન્દ્રિય સંબંધી જો દુઃખ હોય તો આધ્યાત્મિક और जीव में कितनो धैर्य है ऐसे परीक्षा के अर्थ अथवा दुख भुगत रे को जीव को प्रारब्ध हो ताके अर्थ भगवत इच्छा तो ही दुख होए दुख प्राप्त हो सो अथवा प्रभु को विनियोग करवे के लिए जा वस्तु की अपेक्षा हो सो वस्तु विलमे में विलम्ब हो ता करी के जो दुख Mm-hmm. એ તો ફળના લેવલની વાત છે સાધનાવસ્થાની વાત નથી અહીંયા જે વાત મહાપ્રભુ જે કરી રહ્યા છે ને એ આપણા જેવા જીવો જયારે ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત હોય તો ચિત્તની કૃષ્ણ પ્રવણતા તો અત્યારે આપણે ઈચ્છી રહ્યા છીએ કે કમસે કમ આપણું મન ઠાકોરજીની અંદર લાગે પણ એ જ આ દુઃખોને કારણે ના લાગી શકે મતલબ જે રીતે મેં કીધું કે આપણું દુઃખ હોય કોઈ પણ તો આપણું મન ત્યાં જ હોય સેવા કરવા છતાં પણ ઠાકોરજીમાં મન ના લાગે તો ચિત્તની કૃષ્ણ પ્રવણતા ના થઈ શકે ઇન્દ્રિયો પણ સેવામાં પ્રવૃત્ત છે તો પણ ઠાકોરજીની સાથે જોડાઈ ના શકે તો પછી એ સેવા જે છે એ ફ્રૂટફુલ ના થાય અંતમાં આપણને જે ફલ જોઈએ છે કે ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થવું જોઈએ સેવા છે તો એ સિદ્ધ ના થઈ શકે એ અર્થ છે અહીંયા જી જી સામે દ્રષ્ટાંત કહત હે જો સોરી હા એટલે અહીંયા જે છેલ્લું વાક્ય કીધું ને કે એમાં પણ કોઈ એક પ્રકારનું દુઃખ સહન કરવું કે બે પ્રકારના કરવા એવું નહીં બધા દુઃખો સહન કરવા એનું આશય અહીંયા એ રીતે કે આપણે એમ વિચારીએ કે ભૌતિક દુઃખો ને ચલો આપણે સહન કરીએ કે આધ્યાત્મિક ને કરીએ પણ જ્યારે આધિદૈવિક દુઃખો આવે મતલબ ઠાકોરજી તરફથી કોઈ જાતના પ્રતિબંધો આવે કે પ્રભુની ઈચ્છાથી સેવાની અંદર કોઈ પ્રતિબંધ ઠાકોરજી જ ઈચ્છે અને આપણને આવે કે પ્રભુ સંબંધી કોઈ વસ્તુનો વિનિયોગ આપણને ઠાકોરજીને ન કરાવી શકીએ તો એ સમયે વ્યાકુલતા વધી જાય ભક્તની કે આવું કેમ ન થયું આવું કરવું હતું તો પણ કેવું કેમ ન થઈ શક્યું તો એ વ્યાકુલતા પણ ન રાખીને પ્રભુ ઈચ્છા સમજીને એને પણ સ્વીકારી લેવી જોઈએ એટલે ત્રણેય પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા જોઈએ કે જેથી ઠાકોરજીની સેવામાં આપણું મન લાગે એમાં સ્વસ્થતા રહે પ્રભુની અંદર આપણું મન લાગેલું રહે એ હેતુથી બોલો રાજા પ્રભુ હા પ્રભુ તરફથી દુઃખ કેવી રીતે હોય લા રોગ રોગ ને બધા થાય એ બધું નહીં એવું નહીં એટલે પ્રભુ તરફથી નો મતલબ એ છે કે ઠાકોરજી ઘણી વખત કોઈ પ્રતિબંધ લાવે આપણને ચેક કરવા માટે જેવી રીતે મેં કીધું ને કે આપણે કેટલા ધીરજ આપણી અંદર છે કે પ્રભુ પ્રત્યે આપણા આશ્રય ને આશ્રયને ને આપણે કેટલું ટકાવી શકીએ છીએ એ બધું ચેક કરવા માટે ઠાકોરજી ઘણી વખત એ જાતના પ્રતિબંધો સેવામાં ઉભા કરે તો એવા દુઃખોને પણ સહન કરવા એટલે આપણા ઘણા પ્રયત્નો છતાં પણ કોઈ કાર્ય આપણે ન કરી શકીએ ઘણી કોશિશ કરી બધું કર્યું તો પણ ઠાકોરજીને કોઈ વસ્તુનું વિનિયોગ આપણે ન કરાવી શકીએ તો એ જ્યારે બધું થાય ત્યારે આપણને એમ થાય કે આપણા પ્રયત્નો છે આપણે બધું કરી રહ્યા છીએ બધું અનુકૂળ છે તો પણ કેમ નથી થતું તો ઘણી વખત ઠાકુરજીની જેવી ઈચ્છા ન હોય તો ન થાય તો ત્યારે એવા અસ્વસ્થ થવું કે વ્યાકુલ થવું કે આ ન થયું એટલે તો સેવા ન થઈ કે આવું આપણે ન કરી શક્યા કે પ્રભુને તો કષ્ટ થઈ ગયું પરિશ્રમ થયું એવું ન વિચારીને પ્રભુની ઈચ્છા સમજીને એને સ્વીકારવું જોઈએ હા હા બોલો વિવેક તો સમજવામાં આવી ગયો કે બરાબર છે પણ આ ધૈર્ય બહુ કાઠો લાગેલો અત્યારે આ કડિયુગમાં અત્યારે સામાન્ય જીવો માટે ધૈર્ય સમજવો બહુ કાઠો છે અત્યારે તો ધૈર્ય નહીં ઉતારી શકીએ તો દરેક વૈષ્ણવ એમ અગાપર થઈ શકે એવું લાગે મને તો તો એના પહેલા આશ્રય દ્રઢ કરાવી દીધો હતો પછી ધૈર્ય આવી હોય તો વિવેક અને ધૈર્ય જ્યાં સુધી સિદ્ધ ના થાય ત્યાં સુધી આશ્રય દ્રઢ ના થઈ શકે મતલબ જેમ કે વિવેક ની વ્યાખ્યા મહાપ્રભુજી આપી કે પ્રભુ બધું પોતાની ઈચ્છાથી કરે છે વિવેક છે ધૈર્ય ની વ્યાખ્યા આપણે એ રીતે સમજ્યા કે ત્રણેય પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા એ ધૈર્ય છે તો ધૈર્યના માટે મેં એ જ વાત કીધી કે વિવેક પૂર્વક ધૈર્ય છે મતલબ વિવેકપૂર્ણ ધૈર્ય છે કે ધૈર્યનો મતલબ કે હું દુઃખોને સહન કરું છું કે જે દુઃખો આવે એને સહન કરીએ જવા એવું નહીં પણ એવી બુદ્ધિથી એને સહન કરવા કે પ્રભુની ઈચ્છાથી આ દુઃખ આપણા ઉપર આવ્યું છે ઠાકોરજીની ઈચ્છાથી એ સમય ઉપર દૂર થઈ જશે તો પ્રભુની એટલે જ્યાં સુધી ઠાકોરજી ની સાથે મતલબ પ્રભુની ઈચ્છાનું ઇન્વોલ્વમેન્ટ આપણી દરેક કાર્યમાં ન થાય મતલબ દર વિષયમાં દરેક વિષયમાં આપણે એવું ન વિચારીએ કે આ પ્રભુ ઈચ્છાથી થયું છે ઠાકોરજીની ઈચ્છાથી થયું છે એ સુખ હોય કે દુઃખ હોય ત્યાં સુધી પ્રભુની અંદર એ જાતનો આશ્રય જે છે આપણું દ્રઢ ન થઈ શકે હવે આશ્રય તમે એમ કહો છો કે પહેલા આશ્રય દ્રઢ કરાવી દે પણ જેમ દુઃખની પરિસ્થિતિ આવે એમ ઠાકોરજી ઉપરથી આશ્રય હટી જાય કે આવું દુઃખ આપે છે આટલી સેવા કરીએ છીએ આવા ભક્ત છીએ તો પણ આવું કેમ થયું અમારી સાથે તો મોટા મોટા મોટા દુઃખો આવી જાય તો એવા ભક્તો પણ એ જાતના સવાલો ઠાકોરજીને કરી દે છે કે અમે તો આટલું કર્યું છે તો પણ અમારી સાથે આવું કેમ થયું કે અમે તો આટલી સેવા કરી છે આટલી ભક્તિ છે અમારામાં આટલા પ્રેમથી ઠાકોરજીનું નામ લઈએ છીએ તો પણ અમારા જીવનમાં આવું કેમ થયું કે આવી રીતે આ જાતના દુઃખો અમારા ઉપર કેમ આવ્યા તો એ પરિસ્થિતિઓમાં જે મોટા મોટા દુઃખો આવે ત્યારે પ્રભુ પ્રત્યે આપણો વિશ્વાસ પણ હલી જાય છે તો એ ન થાય એટલે મહાપ્રભુજી પહેલા વિવેક અને ધૈર્ય સમજાવ્યા કે બધું ઠાકોરજીની ઈચ્છાથી થાય છે એ રીતે દરેક પરિસ્થિતિને સ્વીકારવી જોઈએ તો જ ઠાકોરજી પ્રત્યેના આપણે આપણા આશ્રયને જે છે દ્રઢ રાખી શકીએ નહીં તો આ જાતનું નાનું દુઃખ આવે થોડું મોટું દુઃખ આવે ત્યારે એ ઇમ્બેલેન્સ એની અંદર આવી જ જાય અઘરું છે તમે એમ કહો છો પણ વિવેકપૂર્વક મેં કીધું ને કે પ્રભુની ઈચ્છાથી જ આ થયું છે એવું સમજી લઈએ તો એ દરેક પરિસ્થિતિને આપણે સ્વીકાર કરી શકીએ પણ દુઃખોની એનાલિસિસ કરવા બેસીએ કે આવું કેમ થયું કે કોણે મને દુઃખ આપ્યું તો એ બધી વાતોની અંદર આપણે જઈએ તો એ દુઃખ વધવાના જ છે સુસમ સંસારમાં રહેવા છતાં પ્રભુ ઈચ્છા સમજીને એને સ્વીકાર કરીએ તો એ ઈઝી બની જાય એને સ્વીકારી લેવું Thank लो હવે આગળ જજો હા કરો कामे दृष्टांत कहत है जो तक्र छाछ में सु नवनीत माखन निकालने से निकाल निकास ले है तब તક્ર સાર રહિત હોઈ જાય છે એટલે જેમ અહીંયા દ્રષ્ટાંત કહી રહ્યા છે કે જેમ કે છાશમાંથી માખણ નીકાળી લેવ્યા બાદ પછી એ છાશ मां कोई सार એટલે કોઈ તત્વ જે હું કશુ બાકી રહેતું નથી પીછે યદી છાત ડોલ જાય તો જેસે વામે અભિમાન નહી હોય વેસુ દુખ નહી હોય હે તેસે દેહ કે સંબંધින් મે તુ तक्र કિસી ન્યાય અભિમાન છોડવેસુ વે અપમાનાધી કરેંગે તાકો દુખ નહી હોઇગો એટલે પછી જો નવનીત કાઢી લીધા પછી જે છાસ થઈ એ છાસ જો કદાચ ઢોળાઈ જાય તો પણ તેમાં અભિમાન નહીં રહેવાથી દુઃખ નહીં થાય એવી જ રીતે દેહમાંથી પણ સંબંધીઓમાંથી આપણું જે અભિમાન રૂપી જે નવનીત કાઢી લઈશું સંબંધીઓમાંથી તો અભિમાન એ જવાથી પછી એ આપણું અપમાન કરશે તો પણ એ આપણને દુઃખ નહીં થાય ऐसे अभिप्राय शु देहवारेन को वाक्य संबंधी जो સ્ત્રી પુત્ર આદિ તીન મેં તક્ર કી ભાવના રાખવે કો કહ્યું હે એટલે અહીંયા એનું દુઃખ ન થાય એટલા માટે એ અભિપ્રાયથી દેહવારેનકુ એટલે કોઈ પણ જીવની વાત કરી રહ્યા છે અહીંયા અથવા પુષ્ટિજીવની વાત કરી રહ્યા છે તો એ પુષ્ટિજીવને તેમાં તેના એ સ્ત્રી અને પુત્ર વગેરેમાં તક્ર એટલે છાશની ભાવના રાખવાની એટલે એટલે જે મને આ થોડુંક સમજાવો ને હા એટલે અહીંયા એ વાત કીધી છે કે જેવી રીતે છાશ હોય એમાંથી આપણે માખણ કાઢી લઈએ પછી હવે છાશ કદાચ ઢોળાઈ જાય તો પણ આપણને કેવી ભાવના હોય કે પાણી જતું ને કઈ હતું તો નહીં વાખાણ તો કાઢી લીધું એમાંથી મતલબ સારની જે વસ્તુ હતી જેનું આપણને કામ હતું એ તો આપણે કાઢી લીધું છે હવે જે બચ્યું છે તો પાણી જ છે એ તો ઢોળાઈ ગયું તો પણ એનું આપણને બહુ દુઃખ ન થાય કેમ ન થાય કેમ કે સાર આપણે કાઢી લીધું છે હવે એનું આપણને કામ નથી હોય તો ઠીક છે નથી તો પણ ઠીક છે તો એવી ભાવના એમાંથી આવી જાય તો એવી રીતે જે જીવ છે એને પણ પોતાના પરિવારજનો જે છે કે સગા સંબંધી કે સમાજમાંથી એ અભિમાનને કાઢી લેવું જોઈએ અને એવું વિચાર એવી ભાવના રાખવી જોઈએ કે આ બધું તો સાર વગરનું છે બધું કાંઈ કામનું નથી જે સાર છે તો ઠાકોરજીમાં અને પ્રભુ સેવામાં જ છે એટલે જો જેવી રીતે છાશમાંથી સાર કાઢી લીધા પછી ઢોળાઈ જવાનું આપણને દુઃખ નથી રહેતું એવી રીતે જો પરિવારમાંથી કે સમાજમાંથી આપણે પોતાના અભિમાનને દૂર કરી દીધું હોય કે એને આપણે સારહીન સમજતા હોઈએ તો એ આપણી સાથે હોય કે ન હોય આપણું અપમાન કરે કે આપણું માન કરે આપણને છોડીને જતા રહે કે આપણી સાથે રહે આપણને એનું કોઈ જાતનું દુઃખ ન થાય આપણને એનાથી ફરક ન પડે જેવી રીતે નરસિંહ મહેતાના ચરિત્રમાં આવે છે કે એમની પત્નીની મૃત્યુ થઈ ગઈ તો પણ એમણે કીધું એમને એનું દુઃખ ન થયું એમને એમ થયું કે ઠીક છે ચલો એક ઓર જંજાળ જે હતી એ મટી ગઈ હવે ઠાકોરજીનું નામ સારી રીતે લેશું નારાજીના ચરિત્રમાં પણ એવી જ રીતે આવે છે કે એમની માતાનું મૃત્યુ થયું તો એમને એમ થયું કે હવે મારા ઉપર જે જવાબદારી હતી હવે એ પણ જતી રહી હવે ઠાકોરજી તરફ આપણે ધ્યાન દઈશું તો એવી ફિલિંગ કેમ આવે છે એમને એનું દુઃખ કેમ નથી થતું કેમ કે એમાંથી એમણે પોતાના અભિમાનને દૂર કરી લીધું છે કે આ બધું સારહીન છે જે સાર છે એ તો ઠાકોરજીની સેવામાં છે અને ઠાકોરજીમાં છે તો સમાજ સંબંધી કે પરિવાર સંબંધી જે પણ દુઃખ વગેરે હોય એ જીવને ન લાગે જો આપણે એને સારહીન સમજીએ તો એમાંથી આપણું અભિમાન દૂર થઈ જાય તો પછી એનાથી આપણને બહુ ફરક ના પડે એટલે એ સંબંધી જે દુઃખ છે એ આપણને લાગતા બંધ થઈ જાય જી જી એટલે આપણે અભિમાન ને અહીંયા ગાડે એ લોકો એ જે માન અપમાન સાથે કમ્પેર કરવાનું હા અભિમાન એટલે આપણી મમતા જે એ લોકોની અંદર છે એને દૂર કરી લેવી જોઈએ હવે સમજ પડી હેલો રાજા હા બોલો હેલો દાદા એમ આપણે વિવેક રાખીએ ધૈર્ય રાખીએ કે પ્રભુ પોતાની ઈચ્છાથી બધું કરશે એમ બોલવાથી ક્રિયાત્મક બોલવાથી તો થોડું થઈ જાય છે દાદા એવું કહેવાથી પણ જો મનમાં જે દુઃખ હોય છે તો રહે છે જ ને પણ એ દુઃખ થાય કે આપણે એના મનમાં વારંવાર એવું વિચારીએ કે ઠાકોરજીની ઈચ્છાથી થયું છે ઠાકોરજીની ઈચ્છા જે છે આપણા માટે સારી જ હોય જે રીતે સાંત્વના કોઈને આપતા હોઈએ તો બધા લોકો એવી જ વાત કરે ને કે ભગવાનની ઈચ્છા હોય તો થાય એમાં આપણું કઈ ચાલતું નથી તો એવી ભાવના થોડા સમય સુધી આપણે કરતા રહીએ તો દુઃખ પોતે હળવું થઈ જાય એટલે બોલવાથી ક્રિયાત્મક અને અંદર મનથી તો આપણને થોડુંક ફિલિંગ રહે છે જ રાજા કશું બી થયું હોય તો આપણે કહીએ પણ એ એટલું બધું આપણને નથી એ થતું કે પ્રભુ કરશે ચાલો બધું જ તો બી આપણને એનું ફિલિંગ તો રહે છે થવા લાગી જાય હા જી રાજા કરવું કે પ્રભુ સાથે થયું બીજું ઉપાય જે અહીંયા બતાડ્યો કે એ લાંબા સમય સુધી મતલબ આપણે જેમ જેમ જેમ ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન આપણામાં વધે કે ગ્રંથોનું અધ્યયન વધે કે ઠાકોરજીના સામર્થ્ય ને આપણે જાણીએ એમ એમ આપણને ધીરે ધીરે એ પણ ફિલિંગ થવા લાગે કે સંસારમાં તો કઈ છે નહીં જે પણ આપણા પરિવાર વાળાઓ છે કે સમાજના લોકો છે સગા સંબંધીઓ છે એમાં કોઈ સાર નથી એ લોકો આપણને કોઈ કામ નથી આવવાના આત્માનો ઉદ્ધાર જે છે એ કેવલ પ્રભુથી થશે ઠાકુરજીની સેવામાં જ આપણો ઉદ્ધાર છે એમાં જ સાર છે એવી પ્રભુનું મહાત્મ જ્ઞાન વધવાથી એ જાતની ફિલિંગ ધીરે ધીરે જીવને થાય છે એકી સાથે આજને આજ કઈ બધા દુઃખો દૂર થઈ જાય આપણા કે દુઃખોની ફિલિંગ બંધ થઈ જાય એવું ના થાય પણ આ રીતે ઠાકુરજીની ઈચ્છા છે ઠાકુરજીની ઈચ્છા છે એ જાતનું આપણે મનમાં વિચારતા રહીએ કે પ્રભુના સામર્થ્યનો વિચાર કરીએ ઠાકોરજીના મહાત્મ્ય જ્ઞાનને વધારીએ તો ધીરે ધીરે સંસારમાંથી મન હટતું જાય છે એ આ કોઈ આમ શોર્ટ ટર્મ નથી કે અચાનક ના થઈ જાય લોંગ ટર્મ પ્રોસેસ છે ધીમે ધીમે થાય આવું એટલે વ્યવહારમાં લાવવાનું ટૂંકમાં કે પ્રભુ જે કરશે સારું કરશે એમ હા એટલે કોઈ પણ દુઃખ આવે તો એવી ભાવના કરવી કે પ્રભુની ઈચ્છાથી જ થયું છે અને ઠાકોરજી આપણા માટે સારું જ વિચારે છે એવી ભાવના રાખીએ તો એટલું દુઃખ ન થાય જી રાજા લઉં ને દીદી આગળ હા એટલે ખાસ અહીંયા જે આપ્યું ને કે કોઈ આપણું અપમાન કરી જાય કોઈ આપણને એમ કહી જાય તમે આવા છો તો આપણે એમ મનમાં એવું વિચારે આણે મને આવું કીધું આણે મને આવું કીધું તો એ આપના મનમાં ઈર્ષ્યા તમે રાખો કે કોઈના પ્રત્યે દ્વેષ રાખો કે એવી બધી ભાવનાઓ આવા નાના નાના દુઃખોને લઈને આપણે મનમાં રાખીએ તો ઠાકોરજીમાં મન ન લાગીને આ બધામાં આપણું ચિત્ત લાગેલું રહે તો એટલે એ બધાથી દૂર રહેવું જોઈએ અને જેટલી આ બધી ચીજોથી આપણને ઓછું ફરક પડે એટલું આપણું મગજ શાંત થઈને ઠાકોરજીની અંદર પ્રવૃત્ત થઈ શકે નહીં તો જેટલા સમય સુધી આપણા મનમાં આ બધી વાત ચાલ્યા કરે ત્યાં સુધી ઠાકોરજીમાં આપણું મન ના લાગે એ મુખ્ય હેતુ છે हाँ करो अर्पिता हाँ जी जी इतने देहादिकन तो जो भगवत संबंधी कार्य હોય સો ही नवनीत है ऐसे समझ के ભગવત સંબંધી કાર્ય में ही નવનીતવત અભિમાન રાખવો એટલે દેહ વગેરેમાં જે ભગવત સંબંધી કાર્ય હોય તે જ માખણ જેવું છે એવું સમજીને ભગવત સંબંધી કાર્યોમાં જ નવનીતવત અભિમાન રાખનો એટલે પેલામાં લૌકિક વ્યવહારમાં અપમાન વગેરે થાય તો એનું દુઃખ નહીં કરવું અને ઠાકોરજીની સેવામાં જેટલું આપણું આપણું દેહને વગેરેનો જેટલો ઉપયોગ થઈ શકે ને એટલો આપણે એને એનું આપણે અભિમાન લઈ શકીએ એવું જ કહેવાશે ને દાદા હા એટલે એમાં જ સાર છે પ્રભુ સેવામાં ઠાકોરજીના નામ સ્મરણમાં જ જીવનનો સાર છે આપણો ઉદ્ધાર એમાં જ છે ને એના સિવાયની સાંસારિક જે પણ પ્રવૃત્તિ છે બધું છાશની જેમ બધું સારહીન છે એવી ભાવના રાખવી જોઈએ એસે આધિભૌતિક દુઃખ સહન કરવે મેં દ્રષ્ટાંત કહી કે આધ્યાત્મિક દુઃખ સહન કરવે મેં દ્રષ્ટાંત કહત હે હા એટલે આ તક્રના ઉદાહરણથી આદિભૌતિક ત્રણ પ્રકારના દુઃખો બતાડ્યા ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક માં સૌથી પહેલું જે ભૌતિક દુઃખ શરીર સંબંધી હતું એનું ઉદાહરણ અહીંયા તકૃતથી આપ્યું કે આપણે આપણા શરીરનું અભિમાન હોય ને એના કારણે કોઈ આપણને કહી જાય તો આપણને એમ થાય કે આ મને કહી ગયો મારું અપમાન કરી ગયા કે મને આવી આવી રીતે ચાર જણાની સામે બોલી ગયા તો એ શારીર શરીર સંબંધી આ દુઃખ છે તો એનું ઉદાહરણ તકૃતથી આપ્યું કે એમાં અભિમાન ન રાખવું જોઈએ કે આજે છે અને કાલે નથી એનો શું ભરોસો એને એના પાછળ આપણે આખું જીવન વિકાળી નાખીએ એના કરતા ઠાકોરજીમાં મન લગાડીએ એવી ભાવના કરીએ તો એ આધિભૌતિક દુઃખોનું ઉદાહરણ તક્રથી આપીને ને એને દૂર કરવાનું નિવારણ અહીંયા બતાડ્યું હવે આધ્યાત્મિક દુઃખના વિષયમાં વાત કરે છે ऐसे आधिभौतिक दुख सहन करवे में दृष्टांत कही के आध्यात्मिक दुख सहन करवे में दृष्टांत कहत है जो काम क्रोध आदि कंसो इंद्रिय संबंधी जो दुख હોય है તામે જડ ભરત કી ભાવના કરની હવે આવી રીતે આધિભૌતિક દુઃખ સહન કરવામાં તકરનું દ્રષ્ટાંત છાશનું દ્રષ્ટાંત આપીને આધ્યાત્મિક દુઃખ સહન કરવાનું માટે દ્રષ્ટાંત કહી રહ્યા છે જે કામ ક્રોધ વગેરે ઇન્દ્રિય સંબંધી જે દુઃખ હોય છે તેમાં જળ ભરતની ભાવના કરવી ઇતને જળ ભરત કુ જૈસે ભગવત ભગવત ભાવ કરી આવિષ્ટ સબ ઇન્દ્રિય ભરી હતી તાસુ દુઃખ કો ભાન નહીં હતો એટલે જળ ભરત જેમ ભગવત ભાવના વડે આવિષ્ટ હતા એટલે બધી ઇન્દ્રિયો એમની ભગવત ભાવમાં જ પૂર્ણ હતી તેથી દુઃખનું એમને કોઈ ભાન નહોતું ઓર જળપનો ભયો હતો એટલે બધી ઇન્દ્રિયો એમની જળ જેવી થઈ ગઈ હતી તેસે સેવા મેં જો પ્રવૃત્ત ભયો હોય तो सब इंद्रिय भगवत संबंधी है ऐसो अनुसंधान राखी के भगवान में ही इनको विनियोग करे तब निरंतर प्रभु की सेवा तथा गुणन के कीर्तन स्मरण आदि को ही आवेश रहे આટલું જ કરી લો ને પેલા હા કરો હા એટલે જળભરત જેમ ભગવત ભાવમાં આવિષ્ટ હતા અને એમની બધી ઇન્દ્રિયો ભગવત ભાવમાં જ પ્રવેશત થયેલી હતી તેથી એમને દુઃખનું કશું ભાન જ નહોતું અને બધી ઇન્દ્રિયો જળ જેવી થઈ ગઈ હતી તેવી તેવી રીતે સેવામાં પણ જે જીવ પ્રવૃત્ત થયેલો છે એની બધી ઇન્દ્રિયો ભગવત સંબંધિત છે એવું અનુસંધાન રાખીને ભગવાનમાં જ જો તે સેવામાં જ તેનો બધી ઇન્દ્રિયોનો વિનિયોગ કરે તો એ નિરંતર પ્રભુની સેવા અને પ્રભુના ગુણગાનને કીર્તન સ્મરણ વગેરેને જ વગેરેનો થી આવે એટલે સમગ્ર સમય દરમિયાન એ ભગવાનના સેવા અને સ્મરણમાં જે આવિષ્ટ રહે છે કામ ક્રોધ આદિ કનકો દુઃખ ન હોય એસે અભિપ્રાય શું જડકી ભાવના કરવે કો કહ્યો હોય એટલે કામ ક્રોધ વગેરેનું એમને દુઃખ ન થાય એવા અભિપ્રાયથી અહીંયા જળની જળ ભરતનું ઉદાહરણ આપીને જળ ભાવના કરવાનું કહી રહ્યા છે હા મતલબ જળ ભરત મતલબ એ રાજા હતા જેમનું નામ ભરત હતું એમને જળની ઉપાધિ એટલે મળી કે એમને ગમે એટલા દુઃખો આવી જાય કે પોતાનું રાજ્ય બધું છોડીને જંગલમાં જઈને ઠાકોરજીનું નામ લેતા હતા તો ત્યારે એમની એટલી બધી ઇન્દ્રિયો ઠાકોરજીની અંદર લાગી ગઈ હતી કે ઇન્દ્રિય સંબંધી કોઈ પણ દુઃખનું એમને ભાન જ નતું રહેતું એટલે એમને બધા લોકો જળ કહેતા હતા કે શરીરને કંઈ લાગે ભૂખ પ્યાસ શરદી ગરમી કે વાગી જાય તો એનાથી કોઈથી અમને ફરક જ નતું પડતું એક પથ્થર કેમ હોય કે લાકડાઓ કેમ હોય એવી રીતે જળની માફક એમનું જીવન લાગતું કે એમની પ્રવૃત્તિ એવી કે શરીરમાં એમને કોઈ હોશ નહીં શરીર કે ઇન્દ્રિય સંબંધી કોઈ દુઃખોનું એમને ભાન જ નતું રહેતું તો ઇન્દ્રિય એવી ભગવત સંબંધી થઈ ગઈ હતી કે એના સિવાય જેટલું પણ હતું એનું અનુસંધાન જ એમને નતું તો એ વાત અહીંયા કીધી છે કે એટલે જેમ જો આપણે પણ આપણી ઇન્દ્રિયોને ઠાકોરજીના ગુણગાનમાં કીર્તન સ્મરણ વગેરેની અંદર લગાડી દઈએ તો આપણી ઇન્દ્રિયો જે છે બહારી વિષયોથી થતા દુઃખોને ભૂલી જાય એમાં એમને એનાથી ફરક ન પડે તો એટલે જ્યારે પણ કોઈ ઇન્દ્રિય સંબંધી આપણને દુઃખ થાય તો જળભરતની ભાવના આપણે કરવી જોઈએ કે એમણે જેવી રીતે પોતાનું બધું ભૂલી ગયા હતા કે એમને પોતાની ઇન્દ્રિયોમાં મતલબ એવું અભિમાન હતું કે ઇન્દ્રિયોને કોઈ પણ જાતના દુઃખ આવે શરીર શરીર સંબંધી કે એવા ઇન્દ્રિયો સંબંધી દુઃખો હોય એમને એનાથી કોઈ ફરક નહોતું પડતું એવી રીતે કેમ કે ભગવત સંબંધી એમની ઇન્દ્રિયો થઈ ગઈ હતી તેવી રીતે આપણે પણ આપણી ઇન્દ્રિયો જે છે એમનું શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા કે સેવા દ્વારા પ્રભુમાં વિનિયોગ કરાવીને બીજી બધી આનંદ મમતા વગેરેને છોડી દેવી જોઈએ આગળ લઉં હવે હા સર આધ્યાત્મિક દુઃખ સહન કરવે મેં દ્રષ્ટાંત કહી કે આધિદૈવિક દુઃખ સહન કરવે મેં દ્રષ્ટાંત કહ છે એટલે આવી રીતના આધ્યાત્મિક દુઃખ સહન કરીને કરવાનું દ્રષ્ટાંત કહીને હવે આધિદૈવિક દુઃખ સહન કેવી રીતે કરવું એના માટે દ્રષ્ટાંત આપી રહ્યા છે મહાપ્રભુજી જો પ્રારબ્ધ કે ભોગ ભોગવા ભોગતાય વેકી પ્રભુની ઈચ્છા હોય અથવા પરીક્ષા કે અર્થ પ્રભુ ફળ દેવે મેં વિલંબ કરે તબ ગોપ ભાર્યાન કી ભાવના કરની એટલે કે જે જે જીવનું પ્રારબ્ધ ભોગવવાની ભોગવવાની ઠાકોરજીની ઈચ્છા હોય અથવા તો ઠાકોરજી એ જીવની પરીક્ષા લઈ રહ્યા છે એને ફળ આપવામાં હજુ વિલંબ કરી રહ્યા છે ત્યારે ગોપ ભાર્યાની ભાવના કરવી ઇતને જૈસે અંતર્ગૃહતાનકુ સકામ બુદ્ધિ હતી તાસુ દુઃખ ભોગવતે કો પ્રારબ્ધ હતો એટલે અંતર્ગૃહતા જે ગોપીઓ હતી એમને સકામ બુદ્ધિ હતી ઠાકોરજી માટે તેથી તેમને દુઃખ ભોગવવામાં ભોગવવાનું પ્રારબ્ધ હતું સો પ્રભુન કે સંગ રાસ ને મિલવે કે ફલ મેં વિલંબ કે વિલંબ મેં કારણ ભયો એટલે જ્યારે ઠાકોરજી રાસ ખેલ્યા ત્યારે એ રાસમાં જે એમને ફળ મળવાનું હતું એ મળવામાં એમને વિલંબ થયો એ એટલે એમને એ વિલંબનું વિલંબમાં કારણ થયું તાતે ગૃહમેસુ નિકસવીકો રાસ્તા મિલ્યો નહીં એ લોકો એ ગોપીઓ ઘરમાંથી નીકળી જ ન શકી તબ નેત્ર કે પ્રભુન કો ધ્યાન કિયો ત્યારે એ ઘરમાંથી બહાર ન નીકળી શકી એટલે આંખો બંધ કરીને પ્રભુનું એમણે ધ્યાન કર્યું તબ પ્રભુન કે વિરહ કો દુઃખ એસો ભયો જો કોટાન કોટી વર્ષ તાઈ કુંભી પાકાદિક નરક ભૂગતવે મેં જીતનો દુઃખ હોય તીતનો દુઃખ વિનકુ ભગવાન કે વિરસુ એક ક્ષણ મેં ભયો એટલે એ એ એમણે પ્રભુનું ધ્યાન જ્યારે કર્યું ત્યારે એમને પ્રભુનું વિરહનું દુઃખ એટલું બધું વ્યાપી ગયું કે કોટાન કોટી વર્ષો સુધી કુંભ કુંભીપાકા જે નરક છે એ ભોગવવામાં જેટલું દુઃખ થાય એટલું દુઃખ એમને ભગવાનના વિરહથી એક ક્ષણ માત્રમાં એટલું બધું દુઃખ એમને વ્યાપી ગયું સો ભુગત્યો તબ પાપન કી નિવૃત્તિ હોય વે ધ્યાન મેં પ્રભુ પધારે એટલે એક એ ક્ષણમાં એમને જે દુઃખ ભોગવાઈ ગયું ત્યારે પાપોની નિવૃત્તિ થઈ ગઈ એટલે એમના ધ્યાનમાં પ્રભુ પધાર્યા તબ પ્રભુન કો આશ્લેષ કયો ત્યારે એ ધ્યાનમાં એમણે પ્રભુને પ્રભુને ભેટ્યા સામે એસો સુખ ભયો જો કોટાન કોટી વર્ષ તાઈ સ્વર્ગાધિક ભોગત્વે મેં જીતનો સુખ હોય તીતનો સુખ ભગવાન કે આશલે સુ એક ક્ષણમે ભયો એટલે એ સુખ એમને એવું થયું કે કોટાન કોટી વર્ષો સુધી સ્વર્ગ સ્વર્ગ ભોગવવામાં જેટલું સુખ મળે એટલું સુખ એમને ભગવાનના ભગવાનને ભેટવાથી એક ક્ષણમાં જ થઈ ગયું તા પાછે સગુણ દેહ કો પરિત્યાગ ભયો તબ ભગવાન કી પ્રાપ્તિ ભઈ એ પછી સગુણ દેહનો એમણે ત્યાગ કર્યો ત્યારે પછી એમને ભગવાનની પ્રાપ્તિ થઈ જે મને અહીંયા એક પ્રશ્ન થાય કે અહીંયા એવું લખ્યું છે કે સગુણ દેહનો ત્યાગ થયો પછી ભગવાનની પ્રાપ્તિ થઈ તો અને પછી પ્રારબ્ધ ભોગવ્યા પછી ભગવાન ફળ આપશે એવા ધૈર્યથી દુઃખ સહન કરવું એટલે નેક્સ્ટ વાક્ય તો સગુણમાંથી નિર્ગુણ દેહ થવા માટે દેહ ત્યાગ જરૂરી છે કે પછી આ જન્મમાં જે શક્ય છે એટલે જીવન મુક્તિમાં આપણા ઘરમાં જેવી રીતે ઠાકોરજી આપણને સાનુભાવ જતાવે છે ચોર્યાસી વૈષ્ણવની વાર્તાઓમાં આવે છે તો એ ફલ તો એમને અહીંયા પણ મળ્યું જ છે પણ જયારે વૈકુંઠમાં જઈને ત્યાં ઠાકોરજીની સેવા કરવાની હોય તો એના લાયક શરીર પ્રાપ્ત કરવા માટે તો આ શરીર છોડીને વૈકુંઠ લાયક સેવોપયોગી દેહની પ્રાપ્તિ થવી જરૂરી જ છે ને જી હા તો આજે એવી દુઃખની વાત થઈ કે એમને જે એમનું પ્રારબ્ધ ભોગવવાનું હતું તો ઠાકોરજીએ રાત માં એમને મળવા ફલમાં એમને વિલંબ થયું એટલે ઘરમાંથી એમને રસ્તો ન મળ્યો આવવા માટે તો એમને એટલું બધું વિરહ ઠાકોરજીનું થયું તો એક ક્ષણમાં એમણે એટલા બધા નરકનું દુઃખ ભોગવી લીધું ને ઠાકોરજી એમના ધ્યાનમાં પ્રકટ થયા તો એમણે દુઃખને સહન કર્યું અને પછી એમને ફલ મળ્યું તો એ વાત અહીંયા છે કે ધૈર્યથી એ દુઃખને સહન કરવું જોઈએ પ્રારબ્ધના આપણા કર્મો કરેલા હોય એનું ફલ તો આપણને ભોગવવું જ પડે પણ ભોગવી લીધા પછી ઠાકોરજી આપણને સુખ પણ આપે છે તો એ વાત અહીંયા સમજાવી धैर्य से दुख सहन करनो એટલે આવી રીતે દુઃખ સહન ધૈર્યથી દુઃખ સહન કરવું તેસે जिनको નિર્ગુણ દેહ હતો तिनको પ્રતિબંધ ન ભયો એટલે એ અંતગૃહ ગોપીઓમાં જે નિર્ગુણ ગોપીઓ હતી એમ જેનો દેહ નિર્ગુણ હતો એમને પ્રતિબંધ ન થયો और भगवान के पास पहुंचे तब प्रभु ने घर जावे के लिए जावे के लिए कितने वचन કહે જ્યારે એ ગોપીઓ ભગવાનની પાસે પહોંચી ત્યારે પ્રભુએ તેમને ઘર જવા માટે કેટલાક વચનો કહ્યા તા તમે યજ્ઞ પત્નીવત અન્યથા ભાવ વિનકો ન ભયો તે સમયે તેમને યજ્ઞ પત્નીવત અન્યથા ભાવ તેમને ન થયો જેથી અહીંયા અન્યથા ભાવ યજ્ઞ પત્નીવત નથી સમજાતું મને એટલે કે ઠાકોરજી જયારે રાસમાં આવે એક તો પોતાનું ઘર પરિવાર બાલ બચ્ચા બધાને મૂકીને આવ્યા ને ઠાકોરજીએ ત્યારે એમને એવું કીધું કે આ તમે યોગ્ય ન કર્યું તમારા પતિ બચ્ચાઓ તમારી જવાબદારી છે એને છોડીને તમારે આવી રીતે અહીંયા નતું આવવું જોઈતું તો યજ્ઞપત્નીઓના પ્રસંગમાં જેવી રીતે આવે છે કે એમના પતિ યજ્ઞ કરી રહ્યા હતા ને ત્યારે ગોપ બાળકો એમને ઠાકોરજીને સામગ્રી આપવાની કહી તો પહેલી ક્ષણમાં એ લોકો ડર્યા કે અમારા પતિઓએ ના પાડી છે ને આ સામગ્રી તો યજ્ઞ માટે છે એવું અન્યથા ભાવ જે છે આ ગોપીઓનો ન થયો તેમણે ઠાકોરજીને કીધું કે અમે બધું છોડીને તમારા માટે અહીંયા આવ્યા છીએ ને હવે તમે આજ્ઞા કરશો તો પણ અમે અહીંયાથી નહીં જઈએ એવી હાથ કરીને એ લોકો ત્યાં ઠાકોરજીની પાસે રહ્યા ને ઠાકોરજી એમની આ વાત એમણે જે કીધી એનાથી પ્રસન્ન પણ થયા એને પોતાની અવજ્ઞા ન માની પરીક્ષાર્થ ઠાકોરજી એમને આવી રીતે કીધું ત્યારે ગોપીઓને બહુ દુઃખ થયું ભાગવતજીમાં જેવી રીતે આવે છે કે એમણે કીધું કે અમે બધું છોડીને તમારા માટે આવ્યા છીએ અને તમે કેમ આવી વાત કરો છો તો ત્યારે એમને બહુ દુઃખ થયું ત્યારે ઠાકોરજી આવું કીધું પણ એ ઠાકોરજી એમની પરીક્ષાર્થ આ વાક્ય કીધું અને પછી એમણે એવું કીધું કે તમે કહેશો તો અમે નહીં જઈએ તો ઠાકોરજીને પ્રસન્ન થયા છે તો એ રીતે ઠાકોરજી પણ આપણી પરીક્ષા લેવા માટે ક્યારેક આ જાતના દુઃખો આપણને આપે કે કોઈ પ્રતિબંધ કરે તો એમાં પણ આપણે સફળ થવું જોઈએ એ વાત છે કે એ દુઃખોને પણ આપણે સહન કરવા જોઈએ પ્રભુ પ્રત્યે કોઈ અન્યથા ભાવ ના લાવવો જોઈએ જેવી રીતે મેં કીધું ને કે એક વૈષ્ણવ મને છે અનુભવ કે એમની એવી મૃત્યુ થોડી કરુણ થઈ મતલબ અકાલ મૃત્યુ જેવું થયું એમનો છોકરો આવીને એને કાકાને તો નહીં મારા કાક પિયુષ કાકાને એ લોકોને જઈને કીધું કે મારી માએ તમારી આટલી સેવા કરી તો પણ એમને ભગવાને આવી ગતિ કેમ આપી તો આવી રીતે બહુ મોટા મોટા દુઃખો આવી જાય તો ઠાકોરજીને જ આપણે ક્વેશ્ચન કરવા લાગી જઈએ કે આટલું કર્યું અમે તો પણ આવું કેમ થયું તો એ જાતની અપેક્ષાની ભાવના જે છે ત્યાં આવી જાય કે અન્યથા ભાવ પ્રભુ પ્રત્યે અવિશ્વાસ આવી જાય તો એવું બધું ન થવું જોઈએ પ્રભુએ એ આપણી પરીક્ષા માટે એવું દુઃખ આપણને આપ્યું છે તો એને આપણે ઠાકોરજીમાં આશ્રય રાખીને એને સહન કરવું જોઈએ એટલે આપણા વિષયમાં પણ કે આપણને પણ ક્યારે ઠાકોરજી ફલ આપવામાં વિલંબ કરે કે ફલ કદાચ ન પણ આપે કે બહુ લેટ થઈ જાય કે આ જાતના પ્રતિબંધો કે દુઃખો આવી જાય તો પણ ઠાકોરજીમાં વિશ્વાસ આપણો જે છે એ દ્રઢ રહેવું જોઈએ હલવો ન જોઈએ જી જી જી હા કરો સમય યજ્ઞ પત્નીવર અન્યથા ભાવ વિનકો ન ભયો કિંતુ જો ઈચ્છા મનમે હતી તો પૂર્ણ નહીં હોય વેકો સંભવ ભયો તાકે દુઃખો સહન કરી કે ધૈર્ય શું ભક્તિ માર્ગ કે અનુસાર ઉત્તર હી દિયો એટલે એમણે યજ્ઞ પત્નીની જેમ અન્યથા ભાવ ન કર્યો પરંતુ જે ઈચ્છા મનમાં હતી તે પૂર્ણ નહીં થવાનો સંભવ પૂર્ણ નહીં થવાનો સંભવ થયું તેથી દુઃખ સહન કરીને ધૈર્યથી ભક્તિ માર્ગને અનુસાર જ એમણે ઉત્તર આપ્યો પરંતુ ગૃહગમનની ઈચ્છા હું ન ભઈ પરંતુ ઘરે જવાની ઈચ્છા પણ ન કરી તેસે એટલે ઠાકોરજી એમને કીધું ને કે તમારે આવી રીતે ન આવવું જોઈએ તેમણે એવું નહીં કીધું કે અચ્છા ઠીક છે તમે ઘરે જઈએ છીએ પણ એ હઠ કરીને ત્યાં જ રહ્યા કે અમે તો નહીં જઈએ ભક્તિ માર્ગ કે અનુસાર એમણે શું જવાબ આપ્યો મને ભાગવતજી નું જ્ઞાન નથી ને એટલે મને નથી ખ્યાલ હા એટલે ત્યાં એમણે એવું કીધું કે અમે તો બધું છોડીને તમારા માટે અહીંયા આવ્યા છીએ અમારા પરિવારને પણ છોડ્યું ઘર છોડ્યું ને એની જવાબદારીઓ છોડીને એ લોકોનો વિચાર પણ અમે ન કર્યો ને કેવલ આપના જ મન આપનામાં જ અમારું મન સ્થિર છે એમ કરીને અમે આવ્યા છીએ એટલે હવે આપ અમને ઘરે જવાની આજ્ઞા ન કરો તો એવી રીતે એમણે ઠાકોરજીને ઉત્તર આપ્યો અને ઠાકોરજી પછી પ્રસન્ન પણ થયા એવું ના વિચાર્યું કે મારી આજ્ઞાને અવગણી આ લોકોએ પણ પ્રભુ પ્રસન્ન થયા અને પછી કર્યું પણ એમની સાથે પરંતુ ગૃહગમન કી ઈચ્છા હું ન ભઈ તૈસે હી સાંપ્રત હું વિલંબ જનિત દુઃખ કો સહન કરી કે નિરવધિ સ્નેહસુ માર્ગ કી મર્યાદા મેં રહેવેસુ ભગવાન ફળ દેહિંગ એ એસો ધૈર્ય રાખી કે દુઃખ કો સહન કરનો તેવી જ રીતે અત્યારે વર્તમાન કાળમાં પણ જે વિલંબ જનિત દુઃખ ને સહન કરીને નિરવધિ એટલે અસીમ સ્નેહથી માર્ગની મર્યાદામાં રહીને ભગવાન ફળ આપશે જ એવું ધૈર્ય રાખીને દુઃખને સહન કરવું જે અહીંયા માર્ગની મર્યાદામાં શું લેવાનું એટલે આ જ કે ઠાકોરજી ઉપર આક્ષેપ કરવા લાગી જઈએ કે ઠાકોરજી ઉપર અન્યથા ભાવ આવી જાય એવું બધું ન કરીને ઠાકોરજી માર્ગની મર્યાદામાં રહીને ફળ આપશે એટલે કે આપણું સમય થશે ત્યારે આપશે આપણને એવું લાગતું હોય કે અમે ફલના અધિકારી બની ગયા કે હવે અમને ફલ મળવું જોઈએ પણ ઠાકુરજી જાણે છે કે હજી આપણી એટલી આપણે એટલા રેડી નથી થયા કે આપણ આપણને ફલ આપી દે ભગવાન એટલે ઠાકોરજી ફલ આપણને નથી આપી રહ્યા એટલે ઠાકુરજી આપશે સમય ઉપર આપશે કે જ્યારે આપણે એવા પાક્કા થઈ જશું ફલમુખ અધિકાર આપણો થઈ જશે ત્યારે જ ઠાકુરજી આપશે એવું વિચાર કરવો ને નિરવધિ શબ્દ કીધું છે ને મેઇન છે કે અત્યારે પણ વિલંબ જને તો દુઃખ ને સહન કરીને એટલે કે કોઈ ફલ આપવામાં ઠાકોરજી આપણને મોડું કરે વિલંબ કરે નિરવધિ એટલે કે હવે આપણે એમ વિચારે કે ચાલો બે મહિનામાં તો હવે આપી જ દેવું જોઈએ કે એક વર્ષમાં તો અમને મળી જ જવું જોઈએ એવું નહીં ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આપશે એમ કોઈ પણ અવધિ કે કોઈ ટાઈમ બાઉન્ડ નહીં પણ ગમે ત્યારે પ્રભુની ઈચ્છા થશે ઠાકોરજી જયારે યોગ્ય સમજશે ત્યારે આપશે એવું કરીને ને એને પણ આપણે સહન કરવું જોઈએ હલો રાજા હા બોલો અંતર્ગ્રહતા ને સકામ બુદ્ધિ એટલે એ શું હતું અંતર્ગ્રહતા ની કઈ બુદ્ધિ એવી સકામ હતી એટલે કે એ લોકોને ઠાકોરજીની સાથે રાસ રમવા માટે જવું હતું અને એ ના થઈ શકે મતલબ અચ્છા અંતરગ્રહ ગતાનુકૂળ કામ બુદ્ધિ હતી તસુદ દુઃખ ભોગતવે એકો પ્રારબ્ધ હતો એટલે જે જે ગોપીઓને ઠાકોરજીની સાથે રાસ રમવા માટે અધિકાર ન મળ્યો કે એમને પોતાના ઘરેથી નીકળવા ન મળ્યું એ લોકોના કોઈક ના કોઈક એવા કર્મો હતા કે એ જાતના કોઈક ભક્તિ માર્ગીય અપરાધો હતા જેના કારણે ઠાકોરજી એમને દંડ આપ્યો હા ના કુંભીપાક નરકમાં કેવું દુઃખ હોય રાજા એ તો હવે ભાગવતજીમાં નરકના પ્રકાર ને નરકનું સ્વરૂપ ને બધું વાંચીએ તો ખબર પડે પણ એ ભયાનક નરક હોય એની યાતના બહુ વધારે હોય એનું દુઃખ પણ બહુ વધારે હોય જી રાજા આગળના શ્લોક ની ઉત્થાનિકા હવે આગળનો શ્લોક જિજ્ઞાબેન લે છે બસ આજે અહીંયા રાખીએ આગળનો શ્લોક થોડો લાંબો પણ છે તો આજે આપણે એને પાછું કમ્પ્લીટ નહીં કરી શકીએ અને ટીકામાં અધૂરું છોડવું પડશે સવા દસ તો થઈ ગયા છે તો આજનો અહીંયા જ રાખીએ આ વિષયને એક વખત જોઈ લેજો એટલે આમાં મુખ્ય તો ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ પ્રકારના દુઃખોને કેવી રીતે સહન કરવા એના ત્રણ ઉદાહરણ આપ્યા ભૌતિકમાં તક્રવત કે બધું સારહીન સમજીને એવું અભિમાન ન રાખવું બીજું જે આધ્યાત્મિક નું જળભરતની જેમ કે એમણે પોતાની ઇન્દ્રિયોને જેવી રીતે ઠાકોરજીમાં લગાડી ને શરીર સંબંધી ઇન્દ્રિય સંબંધી બધા દુઃખોનું એમને ધ્યાન જ ન રહ્યું એવું આપણે પણ પોતાની ઇન્દ્રિયોને ભગવત ગામીની બનાવવી જોઈએ તો આધ્યાત્મિક દુઃખો અને ત્રીજું જે છે એ આધિદૈવિકમાં ગોપીજનોનું કે પ્રભુ ફલ આપવામાં વિલંબ કર્યો ઠાકોરજી એમને પોતાનાથી દૂર રાખ્યા તો પણ પોતાનો અપરાધ માનીને કે અમારી કોઈ ભૂલ છે કે ઠાકોરજી અમને ફળ નથી આપવા માંગતા એવું વિચારીને એમણે એ દુઃખને પણ સહન કર્યું છે ઠાકોરજી પ્રત્યે કોઈ જાતના અન્યથા ભાવને નથી આવવા દીધું કે અમે તો આટલું કર્યું તો પણ ઠાકોરજી અમારી સાથે આવું કર્યું કે આટલું તમારું અધિકાર છે હવે તો આટલું સાધન કર્યું તો આવું તમને મળવું જ જોઈએ એવી કોઈ પણ ભાવના ન રાખીને ઠાકોરજીની ઈચ્છા હશે આપણામાં જ કોઈ ભૂલ હશે એવી ભાવના કરીને એને પણ સહન કરવું તો ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક એ ત્રણે પ્રકારના દુઃખોને ભગવદ ઈચ્છા સમજીને મૃત્યુ પર્યંત સહન કરવા જોઈએ એ ધૈર્ય છે ઠીક છે આ વિષયમાં હવે આગળ મહાપ્રભુજી સાતમા શ્લોકમાં પણ કહે છે એ વિષયને હવે આપણે નેક્સ્ટ વીક લઈશું હવે આ વીકથી થોડું બદલ્યું છે હવે ષોડશ ગ્રંથ જે છે એ કેવલ મંગળવારે થશે કાલે બુધવારના ગીતાજીનો ક્લાસ ચાલશે અને ગુરુ શુક્ર અને શનિ ત્રણ દિવસ ઉબોધનીજી સાડા નવ વાગે થશે એટલે હવે ષોડશ ગ્રંથ આપણે આવતા મંગળવારે કરશું દંડવત પ્રણામ રાજા બધું ક્લિયર થઈ જાય એવી રીતે हेलो जो भी जुड़े हो चार सिक्स करके बोलो राजा दंडवत प्रणाम कुश हाँ राजा दंडवत प्रणाम हाँ लास्ट क्लास में हमने रामदास सांचौरा की वार्ता की थी आज गोविंद दुबे सांचौरा से करने का है ठीक है ना जी हाँ राजा हाँ ठीक है करो कौन करेगा मैं पढ़ू हाँ कर अब श्री आचार्य जी महाप्रभु के सेवक गोविंद दुबे साचोरा खेरालू गांव में रहते थे इनकी वार्ता को भाव कहते हैं अब जो गोविंद दुबे हैं जो साचोरा हैं खेरालू गांव में रहते हैं महाप्रभु जी के सेवक उनकी वार्ता का भाव आगे कहेंगे तो गोविंद दुबे घर में सेवा करें परंतु मन में बहुत विग्रह रहे तो सेवा में चित लागे नहीं तो गोविंद दुबे जो है वो घर में सेवा करते थे परंतु उनके मन में ऐसा बहुत विग्रह रहता था कि उनका जो चित्त है वो सेवा में नहीं लगता था तब गोविंद दुबे एक पत्र श्री आचार्य जी को लिखे महाराज मेरे मन में बहुत ही विग्रह रहे थे भगवत सेवा में चित्त लागत नहीं तब गोविंद दुबे ने एक पत्र श्री आचार्य जी को लिखियो और ऐसे उसमें कहो पत्र में कि मेरा जो मन है वो मन में मुझे बहुत उद्वेग रहता है और मेरा भगवत सेवा में मन नहीं लगता है तो ऐसा उन्होंने वो पत्र में महाप्रभु जी को लिखा तो मैं कहा करूं तब उन्होंने महाप्रभु जी से ऐसे पत्र में लिख के पूछी कि मैं क्या करूं तो पत्र श्री आचार्य जी पास आयो स्वाकू बास के नवरत्न ग्रंथ कर लिखे पटाए तो महाप्रभु जी ने वो पत्र पढ़ के आ, उनको नवरत्न ग्रंथ लिख के वो पत्र उनको उसके रिप्लाई में दिया और लिखे यह नवरत्न ग्रंथ के पाठ किए थे तेरे मन की विग्रता मिट जाएगी तो जो उनका मन बहुत व्याकुल रहता था तो महाप्रभु जी ने उस पत्र में ऐसा लिखो कि इस नवरत्न ग्रंथ के अगर तुम पाठ करोगे तो जो मन की जो विग्रता है वो मिट जाएगी तो पत्र श्री आचार्य जी को गोविंद दुबे के पास आयो तब गोविंद दुबे देख प्रसन्न हुई नवरत ग्रंथ को पाठ करने लगे तब वो पत्र जो महाप्रभु जी का जो गोविंद दुबे के लिए लिखा था महाप्रभु जी ने तो वो गोविंद दुबे के पास उनको मिला तब गोविंद दुबे बहुत ही प्रसन्न होकर नवरत्न ग्रंथ का पाठ करने लगे तो पाठ कर श्री आचार्य जी की कृपा से मन की व्याग्रता चिंता सब मिट गई मन भगवत सेवा करण में लागे तब जैसे जब वो पाठ जब उन्होंने शुरू करा तो महाप्रभु जी की कृपा से उनके जो मन जो व्याकुल रहता था सेवा में चित नहीं लगता था तो ऐसा नवरत्न के पाठ करने से जो उनका मन था वो भगवत सेवा में लगने लगा तो एक समय श्री आचार्य द्वारिका अड़ेल से पधारे तो एक समय महाप्रभु जी द्वारिका से अड़ेल पधारे थे तब गुजरात हो के पधारे तब वे गुजरात महाप्रभु जी गुजरात होकर पधारे तो गोविंद दुबे जगन्नाथ जोशी आदि पांच सात वैष्णव संग चले तो महाप्रभु जी के संग गोविंद दुबे और जगन्नाथ जोशी और पांच सात वैष्णव और थे वो महाप्रभु जी के संगी ही चले तो द्वारिका में श्री आचार्य जी आए पहुंचे तब महाप्रभु जी द्वारिका में पहुंचे तब गोविंद श्री आचार्य जी से विनती करी जो महाराज कचु कथा को प्रसंग चलाइए तब गोविंद मैंने महाप्रभु जी से ऐसी विनती करी कि महाराज आप कछु भगवत कथा को प्रसंग चलाएं तो बहुत आछो तो बहुत अच्छा होगा तब श्री आचार्य जी महाप्रभु जी कहे तो बहुत आछो तो महाप्रभु जी ने श्री आचार्य सब श्री आचार्य महाप्रभु जी ने गोविंद बे से कही तो बहुत ही अच्छी बात है ये परंतु अभी तो मुको अवकाश नहीं है अवकाश होएगा तब कहूंगा तो महाप्रभु ने इनसे ऐसी कही कि अभी तो मेरे को समय नहीं है तो जब समय होएगो तब कहूँगो तब गोविंद भी ने कही महाराज थोड़ी तो कहिए तो गोविंद भी ने महात्मा जी से और विनती करी कि महाराज थोड़ी तो कहिए तब श्री आचार्य जी महाप्रभु जी पुस्तक खोल के कथा को आरंभ किए तो महाप्रभु जी फिर पुस्तक जो भागवत कथा थी वो उन्होंने आरंभ किया कहना इतने में श्री रणछोड़ जी आए गोविंद दुबे से वार्ता करने लगे इतने में ही लड़छोड़ जी से उन्होंने वो गोविंद दुबे के पास आके कुछ चर्चा करने लगे तो गोविंद दुबे श्री रणछोड़ जी से वार्ता करण मग्न रह गए और गोविंद दुबे जो रणछोड़ जी जब उनसे वार्ता करने लगे तो वो उनसे वार्ता करत में मग्न हो गए यह ना ज्ञान रहो जो श्री आचार्य जी कथा कहते हैं और उनको ये भी आभास नहीं रहा कि महाप्रभु जी कथा कह रहे हैं तो मैं वार्ता कैसे करूं उनको ऐसा नहीं रहा कि महावीर जी कथा कह रहे हैं तो मैं रणछोड़ जी से बात कर रहा हूँ उनको ऐसा ध्यान नहीं रहा तब श्री आचार्य जी गोविंद दुबे से कहे पुस्तक खुलाई के वार्ता कौन सो करो तो तब महाप्रभु जी ने गोविंद दुबे से पूछी कि मुझे से पुस्तक खुलवाई के तुम किससे वार्ता करो तो पांचे श्री आचार्य जी पुस्तक पर से दृष्टि फेर के देखें तो श्री रणछोड़ जी सो गोविंद दुबे वार्ता कर रहे थे तो महाप्रभु जी पुस्तक से दृष्टि गोविंद दुबे के कर, करके उन्होंने ऐसा देखा कि गोविंद दुबे जो है रणछोड़ जी से वार्ता कर रहे हैं तब श्री आचार्य जी पुस्तक बांध के आपको गोविंद दुबे ऊपर अप्रसन्न हो के पौड़े तब महाप्रभु जी पुस्तक उन्होंने बंद करके और गोविंद दुबे के ऊपर महाप्रभु जी अप्रसन्न होके आप पाछे पौड़े तो प्रातः काल उठ के आपू जब रसोई कर भोग धर भोजन किए पाछे अपने खवास कृष्णदास मेघन को कही फिर सुबह महाप्रभु जी उठ के रसोई करके भोग धर के महाप्रभु जी ने भोजन करके पाछे अपने खवास जो कृष्णनाथ मेघन थे उनसे ऐसी कही जो आजू पाछे हमारी थार को महाप्रसाद काऊ वैष्णव को मती दीजिए तो महाप्रभु जी ने ऐसी कृष्णदास जी से कही कि आज पीछे आज के बाद हमारे जो महाप्रसाद को जो थाल है जो वैष्णव को तुम देते हो वो आज से किसी वैष्णव को मत दीजिए दामोदर हरसानी और तुम लीजियो और बस दामोदर हरसानी को और कृष्णनाथ मेघन से ऐसा कही कि तुम लीजियो तो पहले नित्य नेम से श्री आचार्य जी की थार को महाप्रसाद वैष्णव ने पाछे अपने हाथ सो लेते तो महाप्रभु जी को वैसे पहले उससे पहले नित्य श्री महाप्रभु जी को जो महाप्रसाद था तो वो सब वैष्णव लेते और पांचे अपने हाथ हाथ को लेते पांचे से जो वैष्णवों ने अपनी अपनी महाप्रसाद होता था वो लेते थे तो खवास ने ऐसे ही किया तो कृष्णा जो मेघन थे उन्होंने ऐसा ही किया दामोदर दास जिनको दमला कहते हैं तो और कृष्णदास लिए तो और दामोदर दास हरसानी ने लियो महाप्रभु जी का जो महाप्रसाद था और कृष्णदास मेघन ने लिए और काहू को नहीं दिए और किसी भी वैष्णव को उन्होंने वो महाप्रसाद नहीं दिया तो वह दिन सगरे वैष्णव उपवास किए भूखे रहे तब उस दिन किसी भी वैष्णव ने प्रसाद नहीं लिया और वह सब उपवास करके भूखे ही रहे वहां से दूसरे दिन श्री आचार्य जी श्री नरछोड़ जी के दर्शन को पधारे फिर दूसरे दिन जब महाप्रभु जी रणछोड़ जी के दर्शन को पधारे तब श्री रणछोड़ जी ने कई काली आप सगरे वैष्णवन को महाप्रसाद नहीं दिए तो सगरे वैष्णव भूखे रहे हैं तब रणछोड़ जी ने महापुरुषी से ऐसी कही जो कल आपने जो अपना महाप्रसाद किसी भी वैष्णव को नहीं दिया तो उस कारण वशात जो सब वैष्णव थे वो सब भूखे ही रहे तांचे जैसे कृपा करके आप सब वैष्णवन को थार को महाप्रसाद दे हते तैसो ही दियो करो तब रणछोड़ जी ने महाप्रभु जी से कही कि आप जिस तरह से अपना महाप्रसाद सब वैष्णव को देते हैं उसी तरह से आप दिया करिए तब श्री आचार्य जी डेरा पर आई सब वैष्णवन से पूछे जो तुम काले ही महाप्रसाद क्यों नहीं लिए तब श्री महाप्रभु जी अपने डेरे डेरा पे आके ऐसे सब वैष्णवन से उन्होंने पूछी कि कल तुम किसी ने भी महाप्रसाद क्यों नहीं लियो तब सगरे वैष्णव ने विनती करी महाराज काली थाल को महाप्रसाद नहीं पायो ताते नहीं प्रसाद लियो तब महाप्रभु जी से उन सब वैष्णवों ने विनती करी कि महाराज कल हमको महाप्रसाद की पातल जो थी वो नहीं मिली इसलिए हमने प्रसाद नहीं लिया तब श्री आचार्य जी कहे हार को प्रसाद तो दे तो नहीं परंतु तुम्हारी सिफारिश बड़ी थौर से भैया है चाहते तो महाप्रभु जी ने उनका वैष्णव उनसे ऐसे कही कि वैसे तो मैं जो महाप्रसाद था वो तुम लोगों को नहीं देता परंतु तुम्हारी जो सिफारिश है वो बहुत ऊपर से हुई है इसलिए मैं अब दूंगा तब सगरे वैष्णव विनती करी महाराज जी इतना एक बार बता दो ओवरऑल क्या बात है गोविंद दुबे जो थे वो सांचोरा थे और खेरालू गांव में रहते थे तो लेकिन उनके मन में ऐसी बहुत ही चिंता रहती थी और उनको ऐसे सेवा में मन नहीं लगता था जब सेवा वो करते थे तो उनको इस, इस सेवा में मन नहीं लगने के कारण बहुत ही उद्वेग मन में रहता था अलग है ना तो, जी ये दोनों प्रसंग अलग है मतलब आप जो बता रहे हो वो वार्ता प्रसंग एक वो इतना ही था और उसके बाद जो श्री आचार्य जी मतलब द्वारिका डेल पधारे वहां से वार्ता प्रसंग दो है मैं हाँ, तो वो पूरा समराइज कर रहा हूँ ना राजा दो से करूँ क्या ये पूरा वार्ता प्रसंग एक से करूँ पूरी वार्ता करूँ ना हाँ तो जो गोविंद दुबे थे तो उनके मन में ऐसा भगवत सेवा ना उनका मन मन नहीं लगता था भगवत सेवा में तो उनको मन में बहुत ही दुख और ऐसे उनका मन बहुत व्याकुल रहता था तो ऐसा जब होने लगा तो उन्होंने महाप्रभु जी को एक ऐसे पत्र लिखे हो कि मुझे मन में वो मेरे को भगवत सेवा में ऐसे चित्त नहीं लगता है और उसकी वजह से मुझे मन में बहुत ही व्याकुलता रहती है तो महाप्रभु जी ने जब महाप्रभु जी को एक पत्र मिला तो महाप्रभु जी ने उनको एक नवरत्न ग्रंथ करके पठायो और उसमें महाप्रभु जी ने ऐसा लिखा कि अगर तुम नवरत्न ग्रंथ का पाठ करोगे तो मन में जो तुम्हारे जो भगवत सेवा में चित्त नहीं लगता है और मन व्याकुल रहता है तो वैसा नहीं होगा तब गोविंद दुबे को वो जब पत्र मिला महाप्रभु जी का तो उनको बहुत ही प्रसन्नता हुई और वो बहुत खुश हुए और उन्होंने नवरत्न ग्रंथ का पाठ करना शुरू किया और पाठ करने से महाप्रभु जी की कृपा से उनको मन में फिर जो उद्देश्य उनके मन में होता था तो वो नहीं हुआ और फिर उनका भगवत सेवा में मन भी लगने लगा तो इसी तरह ऐसे हुए कि फिर महाप्रभु जी एक बार अरेल अरेल से द्वारका पधार रहे थे तो तब गोविंद दुबे भी उनके साथ में द्वारिका गए थे तो गोविंद दुबे तो ने उस समय जब महाप्रभु द्वारिका पधारे तो महाप्रभु से विनती करी कि महाराज कुछ भगवत चर्चा कहिए करिए तो महाप्रभु जी ने उनका ऐसे करके मना कर दी कि अभी तो मेरे पे समय नहीं है तो मैं अभी नहीं करूंगा कभी होएगा तो कहूंगा तब गोविंद दुबे तो ने लेकिन महाप्रभु जी से और इंसिस्ट करके और विनती करी कि महाराज थोड़ी तो कहिए तब महाप्रभु जी ने पुस्तक खोल के जब कथा का भगवत कथा का आरंभ किया तो गोविंद दुबे से श्री रणछोड़ जी आकर उनसे कुछ वार्ता करने लगे तो गोविंद दुबे ये भूल गए और वो रणछोड़ जी से वार्ता करने में इतने मदन हो गए कि उनको ये ध्यान ही नहीं रहा कि महाप्रभु जी कथा कह रहे हैं तो मुझे ऐसा नहीं करना चाहिए तो जब महाप्रभु जी ने ऐसा देखा कि गोविंद दुबे किसी से बात कर रहे हैं तो महाप्रभु जी ने जब ऊपर देखा तो महाप्रभु जी ने देखा कि रणछोड़ जी से गोविंद भी बात कर रहे हैं तो महाप्रभु जी ने गोविंद दुबे से ऐसे पूछी कि मेरे से पुस्तक खुलवा के आप तुम किससे तुम कि तू किससे वार्ता कर रहा है तो तब महाप्रभु जी ने देखा कि वो रणछोड़ जी से वार्ता कर रहे हैं तो महाप्रभु जी जो भगवत कथा कर रहे थे तो महाप्रभु जी ने वो बंद करके और पुस्तक बांध के गोविंद दुबे के ऊपर महाप्रभु जी अप्रसन्न हो गए और महाप्रभु जी पौड़ गए तो जब फिर दूसरे दिन जब महाप्रभु जी रसोई करके भोग के जब भोजन उन्होंने किया पांचे उन्होंने जो उनके महाप्रभु जी के जो खवास थे कृष्णदास मेघन उनसे ऐसी कही कि आज से जो हमारो महाप्रसाद को जो थाल है वो किसी भी वैष्णव को मती दीजियो और दामोदर दस्तानी और तुम ही लीजियो तो महाप्रभु जी कैसे आज्ञा होने के कारण महाप्रभु जी जो कृष्णदास जी थे तो उन्होंने किसी भी सेवक को वैष्णव उनको महाप्रसाद नहीं दिया महाप्रभु जी का और खुद और दामोदर दास जी से थे उन्होंने ही लिया तो ऐसा जब महाप्रभु जी ने किया तो उस दिन किसी भी वैष्णव ने प्रसाद नहीं लिया और सब वैष्णव ने उपवास की और, और वो भूखे रहे सब वैष्णव तो जब दूसरे दिन जब महाप्रभु जी रणछोड़ जी के दर्शन को पधारे तो रणछोड़ जी ने महाप्रभु जी से ऐसी विनती करी कि आ, कल आपने किसी भी वैष्णव को महाप्रसाद नहीं दिया तो सगरे वैष्णव ने उपवास रखा और भूखे रहे तो आप ऐसा ना करिए ऐसा ऐसा आप नहीं करिए और जैसे आप कृपा करते हैं सब वैष्णव के ऊपर वैसे ही आप करिए तब श्री जब आचार्य जी फिर रणछोड़ जी के दर्शन करके अपने डेरा पर आए तब उन पर जी ने सब वैष्णव उनसे पूछी कि कल आ, किसी ने भी महाप्रसाद नहीं लिया तो क्यों नहीं लिया तब सब वैष्णवों ने विनती करी महाराज महाप्र जी से कि आपका महाप्रसाद नहीं मिलने के कारण हमने किसी ने भी प्रसाद नहीं लिया तब महाप्रभु जी ने उन सब वैष्णवों से कही कि वैसे तो जो महाप्रसाद था वो मैं नहीं देता लेकिन तुम्हारी जो सिफारिश है वो बहुत ऊपर से हुई है तो इसलिए मैं दूंगा राजा हो गया हाँ इसमें मुझे एक प्रश्न है हाँ बता कि जैसे मतलब दामो गोविंद दुबे ने ठीक है तो क्यों तो उनको ये वैसा भास नहीं रहा तो लेकिन जो बाकी जो सब वैष्णव मतलब महाप्रति ने ऐसे क्यों करी कि किसी को भी बाकी किसी को क्यों महाप्रसाद नहीं दिया मतलब महाप्रभु जी का मूड चला गया कहने का मतलब ये गुस्सा आ गया जब मतलब वार्ता करने बैठे अब देखो एक तो गोविंद दुबे ने सामने से कहा कि आप करो करो करके इतना इंसिस्ट किया फिर महाप्रभु जी ने स्टार्ट किया और फिर भी ऐसा हुआ तो महाप्रभु जी का वार्ता में से मन हट गया तो इसलिए गुस्सा हो गए अच्छा जी रसाभास हो गया मतलब ऐसे लिंक चली गई जी और राजा जैसे जो ये भगवत सेवा में जैसे चित नहीं लगता था तो मतलब उसमें चित ना लगने के कारण जैसे नवरत्न में तो वैसे जैसे जो भी लौकिक और अलौकिक चिंताएं उसका निरूपण जैसे महाप्रभु जी ने किया है तो चित्त ना लगने का कारण मतलब यहाँ ऐसा तो स्पष्ट नहीं हो रहा कि निवारण नहीं किया है सेवा संबंधी चिंताओं का निवारण किया है मतलब राजा उसमें तो ऐसा है ना कि जैसे मतलब लौकिक और जो भी अलौकिक भी चाहिए मतलब लौकिक चिंता तो नहीं करनी लेकिन अलौकिक चिंता भी ऐसा नहीं करनी महाप्रभु जी ने ऐसा जो नवरस में ग्रंथ में हाँ, तो प्रॉब्लम ये थी कि वो उनको इतनी सारी चिंताएं होती थी और ठाकुर जी में मन नहीं लगता था इसलिए महाप्रभु जी ने चिंता की निवृत्ति के लिए वो ग्रंथ उनके लिए लिखा जी हाँ। अच्छा, रजनिकृष्ण में ऐसा यूं नहीं मान सकते कि मतलब चिंता ना लगने मतलब भगवत सेवा में चित ना लगना जैसे सिर्फ चिंता ही कारण नहीं होती मतलब भगवत सेवा में तो मन लगना बहुत ही वैसे मुश्किल है तो चिंता अच्छा। नहीं भी हो और, और तो भी किसी चिंता जैसे नहीं भी हो तो भी तो भी किसी का मन नहीं लगे तो फिर वो तो दूसरे साधना में प्रॉब्लम हो वो चीज होती है हम प्रैक्टिस में कुछ कमी रह जाती हो सेवा में कुछ कमी रहती हो अंतर अंतर का विनियोग ही ढंग से ना होता हो असमर्पित जाता हो तो ये सब रीजन से होता हो तो होता हमें साफ दिख रहा है पर सब कुछ ठीक ठाक होते हुए भी जैसे गोविंद महाप्रभु जी ने जैसे नवरत्न में जो जवाब दिए वो तो कुछ उस टाइप के हैं कि सेवा मतलब ठाकुर जी मेरी सेवा स्वीकार रहे हैं या नहीं स्वीकार रहे हैं उस टाइप के क्वेश्चन गोविंद दुबे के मन में खड़े हुए होंगे तो उस तरीके के जवाब श्री महाप्रभु जी ने दिए तो ऐसी चिंताओं की वजह से ही उनका मन ठाकुर जी में नहीं लग रहा था इसीलिए महाप्रभु जी ने वो ग्रंथ के द्वारा उनकी चिंताओं को दूर किया जी राजेश मैंने की जो भाव प्रकाश संबंधित एक प्रश्न है तो वो पूछूंगे मैं नहीं भाव प्रकार संबंधी नहीं अच्छा ठीक है राजे फिर आगे पढ़ू हाँ करो आ, हाँ, तब सगरे वैष्णव ने विनती करी महाराज हम आपू के चरणार बिन सो तो लागे हैं हमारो भलो ही हो सो आप करोगे तब वो जो सब वैष्णव थे उन्होंने माप जी से विनती करी कि महाराज हम आपके चन्नार बिंद से लगे हुए हैं मतलब हमें आपके चन्नार बिंद के अलावा और कोई आश्रय नहीं है इसलिए आप जैसा जिस जिसमें हमारा अच्छा होगा आप तो वैसा ही करेंगे तब श्री आचार्य अपने खवास को आज्ञा की जैसे नित्य थार को महाप्रसाद सबको देते तैसो ही दियो करी तब महाप्रभु जी ने जो खवास कृष्णनाथ मेघन थे महाप्रभु जी के तो उनको ऐसी आज्ञा करी कि जिस तरह से आप नित्य महाप्रसाद सब वैष्णव को देते थे अब आप वैसे ही दिया करिए तब खवास में महाप्रसाद दियो तब जो कृष्णदास मेघन थे उन्होंने सबको फिर महाप्रसाद दिया तब सकरे वैष्णव महाप्रसाद लियो फिर सब सब वैष्णव ने महाप्रसाद <coughs> लिया पांचे कछुक दिन द्वारिका में रहे पांचे रणछोड़ जी से विदा हुए अड़ेल पधारे फिर कुछ दिन बाद द्वारिका में रहकर महाप्रजीत फिर रणछोड़ जी से विदा होके अड़ेल फिर वापस पधारे तब सगरे वैष्णव अड़ेल साई संग आए तब महाप्रभु जी के संग जो सब वैष्णव द्वारिका गए थे वो सब वापस अरेल आए पांचे सगरे वैष्णव विदा हो या श्री आचार्य जी को दंडवत कर अपने अपने घर गए फिर पीछे सब वैष्णव विदा होकर महाप्रभु जी से अपने अपने घर गए महाप्रभु जी को दंडवत करके तब गोविंद दुबे अपने घर खेरालू में आए तब गोविंद दुबे जो देखे वो अपने घर खेरालू में आए तो और एक समय गोविंद दुबे मीराबाई के घर गए तो गोविंद दुबे एक बार मीराबाई जो थी उनके घर गए तो मीराबाई से भगवत वार्ता करत कचुक दिन हुआ अटके तो गोविंद दुबे मीराबाई से भगवत वार्ता में करने लगे और ऐसे करते हुए उनको कुछ दिन वो वहीं रह गए तो यह बात श्री गोसाई जी ने सुनी जो श्री आचार्य जी के सेवक गोविंद दुबे मीराबाई के पास है तो ऐसी ये बात श्री गोसाई जी को पता वैसा पड़ा कि गोविंद दुबे मीराबाई के घर यहाँ है तो गोसाई जी ने ऐसा सोची कि जो ये आचार्य जी के जो सेवक है गोविंद दुबे वो मीरा मीराबाई के पास हैं और वार्ता चर्चा करते हैं और उनसे कुछ वार्ता चर्चा कर रहे हैं तब गोसाई जी ने एक श्लोक लिख के एक ब्रजवासी को दियो और कहो मीराबाई के घर गोविंद दुबे हैं इनको ये कागज दे आऊ तब गोसाई जी ने ऐसे कही कि एक श्लोक गोविंद दुबे के लिए लिखा और एक सेवक जो थे उनको ऐसा कहा कि मीराबाई के घर में गोविंद दुबे हैं उनको ये पत्र देकर आओ तामे यह श्लोक लिखे वहां उसमें एक ये श्लोक लिखा था भगवत पद पद्म गयु तो ना ही ना ही युक्त तरम मरणे अपी तराम इतरा गज राज गो ना ही रास भयम रास रास रास भम यु रिपुरुते या में ये लिखे जो हाथी की सवारी करके जो फिर गधा पर आप सवारी ना करे तो इस जो श्लोक का जो तात्पर्य था गोसाई जी का लिखने का तो उन्होंने गोविंद दुबे को ऐसे लिखी कि जब एक बार जब हाथी की सवारी कोई कर लेता है तो फिर गधे की कोई सवारी नहीं करता प्राण जाए कहाँ जाए जब तक प्राण रहे तो तब तक तो ऐसा <laughs> कोई नहीं करता तो तैसे जो कोई भगवान के पद कमल के पराग को आस्वादन कर इतराशय और को आश्रय अन्य रस को कबहू न जाके तो उन्होंने ऐसी उस उसमें दृष्टांत दिया कि भगवान के जो कमल जो चरण कमल है उनके एक उनके पराग उनको पराग की कोई अगर स्वादन कर लेता है मतलब उसका उसे अनुभव होता है तो वो किसी और का कभी भी आश्रय नहीं करता और उसको और कोई भी रस अच्छा नहीं लगता मर पर्यंत दुख सहे पर तू और रस ग्रहण न करे तो जब तक ये जीवित है तब तक किसी और रस की कबू चाहना भी नहीं कभी चाहेगा भी नहीं और कभी कोई ग्रहण कोई दूसरा रस ग्रहण भी नहीं करेगा चाहे उसकी मृत्यु ही क्यों ना हो जाए तो यह कागज ब्रजवासी ने गोविंद दुबे के हाथ में दियो तो ये जो गुसाई जी ने गोविंद दुबे को जो ऐसा लिखे होता तो वो ब्रजवासी ने गोविंद दुबे को वो पत्र दियो तो ता समय गोविंद दुबे तालाब के ऊपर गांव वाले संध्या वंदन कर रहे थे तो गोविंद दुबे तब उस समय तालाब के ऊपर संध्या वंदन कर रहे थे तो तहाँ कागज बाद मीराबाई के यहाँ से अपना खरिया वस्त्र लेते थे तो वह उसी समय वो कागज जब उन्होंने वो बांटा तब मीराबाई के यहाँ उन्होंने अपने जो खरिया थे और वस्त्र वो लेके चले मीराबाई ने बहुत समाधान की ना परंतु बोले नहीं मीराबाई ने बहुत ही उनको मनवार करके ऐसे रोकने रोकने का प्रयत्न भी किया परंतु वो उनसे बोले नहीं और उठ के चले और वो चल रही है तो श्री गोसाई जी पास आए दंडौत की हो तब श्री गोसाई जी कहे अपने मार्ग की वार्ता अन्य मार्ग के आगे करनो नहीं तब गोसाई जी के पास वे आए और उन्होंने दंडौत की गोसाई जी को गोसाई जी ने तब उनसे कही कि अपने मार्ग की जो वार्ता है वो किसी के आगे कभी नहीं कहनी क्या प्रकार समझाए ऐसा उन्होंने समझाया और पाचक गोविंद दुबे श्री गोसाई जी से विदा होकर घर आए तब गोसाई जी ने ऐसा उनको समझाया और तब फिर गोविंद दुबे जो थे वो श्री गोसाई जी के पास से विदा होकर अपने घर आए और राजा से गोसाई जी ने चतुश्लोकी में वैसे ऐसा भी हुई क्या वो भी जाति जना क्रांति धर्म से गोपनम तो यहाँ पर भी जैसे वही बात है कि जैसे कोई भी जो दूसरा मार्ग का है उसके उसके आगे कभी भी जैसे अपने जो मार्ग की जो वार्ता है तो ऐसा कभी भी नहीं करनी और ऐसा नहीं करना चाहिए कभी भी उससे हाँ। रसा भाषा आता है हाँ ठीक है कुछ पूछना है किसी को इसमें राजा हाँ राजा एक इसमें ऐसा प्रश्न था कि जैसे मीराबाई भले अन्य मार्ग की थी पर वो ठाकुर जी की मतलब ऐसे कृष्ण की भक्त थी पर जैसे अपन सामने से उन्हें नहीं कहें पर अगर कोई ऐसे प्रश्नोत्तर हो या जैसे गोविंद भाई सपोज कोई जगह वार्ता जी कर रहे हो और वो कोई प्रश्न पूछे और मतलब वो भी वो कथा में बैठ जाए और सुने तो ऐसा होगा ना कि अपना ज्ञान तो मतलब उनकी तरफ बट ही जाएगा ऐसे तो मतलब फिर वो चलेगा क्या होता है कि कुछ प्राइमरी लेवल का नॉलेज जो होता है वो तो हम सबको दे सकते हैं वो कोई भी व्यक्ति हो मनुष्य मात्र को मार्ग के संबंधी भी पर कुछ भाव संबंधी हमारे पर्सनल भाव हो या ऐसे कोई भाव संबंधी जो बातें हैं वो सबके सामने नहीं की जाती वो हमें गुप्त रखनी चाहिए तत्व सिद्धांत संबंधी जो भी बातें हैं वो सबके सामने कह सकते हैं उसमें कोई समस्या नहीं है जैसे कुछ षोड़श ग्रंथ का ही जैसे नवरत्न ऐसे कुछ समझा रहे हो और जैसे मीरा भाई वहाँ आ जाए और वो भी सुन लेंगे क्योंकि तो फिर उसमें कोई प्रॉब्लम होगी ऐसे कोई अन्य मार्ग का ऐसे आके कुछ सुने अपने यहाँ ऐसी सावधानी रखी जाती है कि वक्ता जो है उसे ये भी देखना चाहिए कि मैं कैसे श्रोता के सामने बोल रहा हूँ इसमें भी यही बात है कि कुछ ऐसी भाव संबंधी या गुप्त बातें हम करते हो तो, तो वो हमें किसी को नहीं बतानी चाहिए सामान्य सिद्धांत अगर कोई अन्य मार्गीय सुन ले तो भी उसमें कोई समस्या नहीं है जी राजा ठीक है और कुछ पूछना है किसी को राजा एक, और क्वेश्चन है हाँ बोलो राजू जो अपन ने वार्ता प्रसंग दो में देखा कि वो गोविंद दुबे जी जो है वो वार्ता जब आचार्य जी वार्ता कर रहे थे तो सुना नहीं तो आचार्य जी ने फिर सब बंद करके वो आचार्य जी पोट गए उसके बाद एक ऐसा लाइन था कि तब आच, श्री आचार्य जी कहे थार को प्रसाद तो दे तो नहीं परंतु तुम्हारी सिफारिश बड़ी ठोर से भई है ताते देवंगो मतलब फिर आचार्य जी मतलब उन्हें कैसे माने कि आपकी सिफारिश तो भाई बहुत ऊपर से हुई है ऐसा तो मतलब उन्होंने गलत तो किया कि मतलब वो आचार्य जी वार्ता जी कर रहे थे तो दूसरे में मन लगा दिया तो फिर ऐसा क्या मतलब कुछ वहाँ बात हुई होगी कि मतलब ऐसे महाप्रभु जी भी मान गए और उन्होंने भी ऐसा समझा कि अभी आपकी सिफारिश ऊपर से हुई है तो मुझे देना पड़ेगा महाप्रसाद ऐसा मान जाने की बात नहीं है ठाकुर जी की आज्ञा हुई अब ठाकुर जी से आगे तो कुछ भी नहीं है ना इसलिए माता जी ने सोचा कि ठीक है ठाकुर जी की जैसी इच्छा हो ऐसा होना चाहिए अच्छा तो इसमें राजा ठाकुर जी ने ही आज्ञा की थी ऐसा उनको बात बताने हाँ रणछोड़ जी ने आज्ञा तो की कि भाई अब आप सभी को जैसे वहाँ प्रसाद देते थे वैसे ही दिया कर हाँ जी राजा हाँ जी राजा हाँ लेकिन राजा जैसे यहाँ उन्होंने ऐसे महाप्रभु जी ने मना क्यों करी गोविंद दुबे से कि आ, मतलब ऐसा यूं कहा क्यों कहा कि वो अवकाश होएगा तो मैं कहूँगा मतलब जब सेवा कैसे अपना मानते थे महाप्रु जी तो, तो फिर कुछ मूड नहीं होगा क्योंकि मूड भी चाहिए इन सब चीजों में या फिर बिजी होंगे कुछ और कार्य में लगे होंगे इसलिए अच्छा जी ठीक है तो आज का रखते हैं कुछ पूछना हो तो बताना तो फिर आगे की बात करते जी धन्यवाद प्रणाम राजा धन्यवाद राजा